જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે रक्षते दुकृणकरणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गेयं गीता नाम सहस्रम् ध्येयम् श्रीपते रूपमजस्रम् नेयम् सज्जन सङ्गे चितम् ध्येयम् दीनजनाय च वीतम् भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે શ્લોક ચાલે છે ગેયમ ગીતા નામ સહસ્રમ ध्येयं श्रीपतिरूपमजस्रं नेयं सज्जनसङ्गे चित्तं देयं દીનજનાય ચ પાંચ બાબતો શંકરાચાર્યજી આપણા માટે ગણાવી છે કે આટલું કરજો તો ભવસાગર પાર ઉતરી જશે ગીતાનું ગાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એનું ગાન ભગવાનના સાકાર રૂપનું ધ્યાન ચોથી બાબત હવે બતાવે છે નેયમ સજ્જન સંગે ચિત્તમ સાદો સીધો અર્થ થાય સત્સંગ કરો શબ્દ સહ એવું થાય કે નેયમ એટલે દોરી જવું સજ્જન સંગે સજ્જન સત્પુરુષોના સંગમાં શું દોરી જવું ચિત્તમને ચિત્તમ એટલે ચિત્તને એનો મર્મ એવો કે ન ગમે તોય પરાણે સત્સંગમાં જવું જેવી રીતે આપણે પશુને દોરીને લઈ જઈએ એ પ્રમાણે એને પરાણે સત્સંગમાં જવું બીજો અર્થ મર્મ એવો કે સત્સંગ કરો પણ ચિત્ત દઈને કરો શરીર અહીંયા હોય અને ચિત્ત બીજે ફરતું હોય એવો સત્સંગ ન કરો ટૂંકમાં બધી પ્રકારે થઈને સત્સંગ ઉપર ભાર આપ્યો છે કોઈ પણ હિસાબે સત્સંગ કરો મનુષ્યને સત્સંગની બહુ જ જરૂર છે કારણ કે મનુષ્ય પ્રાણી ઉપર સંગનો બહુ જ પ્રભાવ પડે છે સારાનો સંગ થાય તો માણસ સારો થઈ જાય ખરાબનો સંગ થાય તો માણસ ખરાબ થઈ જાય કહેવાનું કે માણસ ઉપર જેટલો સંગનો પ્રભાવ પડે છે એટલો મનુષ્યને છોડીને બીજા તમામ પ્રાણીઓ પશુઓ પક્ષીઓ ઉપર એટલો સંગનો પ્રભાવ પડતો નથી પડે છે બહુ જ થોડો અને એ પણ અમુક જ બાબતમાં પડે છે પણ માણસ તો આમૂલ બદલી જાય સંઘને લીધે કારણ કે એનું બંધારણ જ એવું છે થોડોક વિચાર કરો એક બાજુ માણસને રાખો અને બીજી બાજુ બધા પશુ પક્ષીઓને રાખો અને વિચારો તો પેલી વાત સિંહ છે એ પ્રકૃતિથી સ્વભાવથી જન્મથી માંસાહારી છે એને ગમે એટલા તમે પ્રયાસ કરો તો શાકાહારી બનાવી ના શકો એને ઘાસપાત ખાતો બનાવી ન શકો કરી જ ના શકો તમે એની આગળ ગીતા ભાગવત વાંચો તો પણ એ કંઈ શાકાહારી થાય નહીં એ ગીતા ભાગવત વાંચવા વાળાને સમજાવવા વાળાને ખાઈ જાય પણ એ શાકાહારી થાય ગમે તેનો સંગ થાય ગમે તેવા શાકાહારીનો સંગ થાય તો પણ એ એની એનો સંગ થવા છતાં કોઈનો પોતે બદલાશે નહીં ભૂખ્યો મરી જશે પણ સિંહ ઘાસ ખાશે નહીં જોયું કોઈ પ્રભાવ નહીં પડે ગાય ભેંસ સ્વભાવે પ્રકૃતિએ શાકાહારી છે એ ઘાસપાત ખાય છે એને ગમે તેટલી પટાવો તો પણ એ કોઈ દિવસ માંસાહાર કરશે નહીં ભૂખી મરી જાય એટલે તો દુષ્કાળમાં મરી જાય છે પશુઓ પણ ક્યારેય દુષ્કાળ પીડ્યો હોય ખાવા ન મળ્યો હોય ઘાસ પાત તો કોઈ ગાય ભેંસે ક્યારેય કોઈ બકરી મારીને ખાઈ ગયા હોય એવું ક્યાંય સાંભળ્યું નથી મરી જાય પણ એ માંસાહારી થઈ જ ન શકે ગમે તેનો સંગ થાય તો પણ ના થાય હવે માણસનું તમે વિચારો એને તમે માંસાહારી કહેશો શાકાહારી કહેશો જો શાકાહારી કુટુંબમાં અને જન્મે અને શાકાહારીનો સંગ થાય તો શાકાહારી થાય માંસાહારી કુટુંબમાં જન્મે અને માંસાહારીનો સંગ થાય તો માંસાહારી થઈ જાય પાછો માંસાહારી રહે જ એવું પણ નહીં માંસાહારી કરે સાથે શાકાહારી કરે શાક ભાજી પાંદડા ફળ ફૂલ બધું ખાય એનું કાંઈ ઠેકાણું નહીં બદલાઈ ગયો ને આમૂલ બદલાઈ ગયો ઢોર બદલાતા નથી માણસ બદલાઈ જાય બીજી બાબત ગમે તેટલું તમે એને સમજાવો તોય પણ પશુ પક્ષીઓને તમે કપડા પહેરતા કરી ના શકો ક્યારે તમારી પાસે ન માગે ભાઈ એકાદો બરમુડો આપજો ક્યારે ગમે તેવો શિયાળો હોય તો તમારી પાસે જર્સી જાકેટ કઈ પણ માગશે નહીં એને પહેરાવી જ ના શકો કપડા કોઈ એકાદાને પહેરાવો તો એ પરાયણે પહેરાવો એ બરાબર છે પણ એની પરંપરામાં ક્યારેય કપડાં પહેરતા પ્રાણીઓ ના થાય ત્યારે માણસ પેલા ગુફામાં રહેતો ઉઘાડો રહેતો વસ્ત્રવિહીન જીવતો ધીમે ધીમે પત્તાઓ અને ઝાડની છાલ ને એવું ઓઢતો થયો પછી કાંઈક કપડાં પહેરતો થયો એમ કરતા કરતા આજે તમે જુઓ ને કેવા સરસ મજાના હજારોના શૂટ પહેરતો થઈ ગયો છતાં પણ માણસનું કાંઈ નક્કી નહીં ક્યારે કપડા ફેંકી દે એનું કાંઈ નક્કી નહીં એને જરાય શરમ પણ નહીં વિદેશોમાં તો તમે જુઓ છો ને સેંકડો લોકો ચોગાનમાં ભેળા થાય અને નગ્ન નેકેડ પોઝ આપે અને એ પાછો બધે રિલે કરે અખબારોમાં છપાય સાવ એ મુઘાડા એનો ભરોસો ખરો લ્યો બોલો જેવો સંઘ જેવા દેશમાં જાય જેવી પ્રજામાં વસે તો પહેરે ન પણ પહેરે કાંઈ ત્રીજી બાબત એ તો વળી બહુ જ ભયંકર છે પશુઓ પક્ષીઓ ક્યારે વ્યભિચાર કરતા નથી એડલ્ટરી ક્યારેય કરે એ એના જોડામાં જ રહે અને જોડમાં રહીએ તો પણ વર્ષમાં એક વાર જ બ્રહ્મચર્યનો ભંગ કરે એ પ્રજોત્પત્તિ માટે કુદરતી રજસ્વલા થાય ત્યારે જ બાકી આખું વર્ષ એ બ્રહ્મચર્ય પાળે જોડ મૂકીને જાય નહીં આખા વર્ષ દરમિયાન એને ક્યારે વિકાર જ ન થાય એની જાતિઓની ગમે તેવી રૂપવાન સ્ત્રી પુરુષો દેખાય તો એને કોઈ વિકાર જ નહીં આ કઈ નાની સુની વાત છે એવા એ સંયમિત છે હવે એની સામે તમે માણસને જુઓ વિચારો શરમ આવવી જોઈએ એવું છે આ નથી લાગતું માણસ બેફામ છે ગમે તેવા લગ્નના બંધનમાં બાંધો તો ગમે ત્યાં મોઢું નાખતા એને કઈ ભાર નહીં સારો સંગ થાય તો સંયમથી જીવે અને સહેજ સંગ પેલો નબળો થઈ જાય તો માણસને કોઈ ધર્મ નિયમ કઈ યાદ જ આવે નહીં એટલી દુષ્ટ પ્રકૃતિ થઈ જાય પશુઓને પણ સારા કેવડાવે એટલી હદ સુધી એ વ્યભિચાર દુરાચાર બધું કરે ચોથી બાબત પશુ પક્ષીઓને ક્યારે નશાની જરૂર પડે નહીં ચા પીવા જોઈએ કોફી પીવા જોઈએ બીડી સિગરેટ ગુટકા દારૂ જરૂર ન પડે આઠ દસ ગાયો ભેળી થઈને ભરવાડને કે ભાઈ તમે પીવો છો એકાદી પાવ ક્યારે બીડી માગી નહીતર આખો દિવસ બીડીઓ પીતો જ હોય પણ ગાયો ભેંસો ત્યારે માગી હોય એવા દાખલા નથી જરૂર જ ના પડે અને તમે તમાકુના ખેતરમાં છૂટા મૂકી દો તો ઊંચું મોડું કરીને વિયા જાય સામુય નો જાય માણસ એના ડાંખડા મૂકે નહીં ગાય ભેંસ હાવ તો બધું કેવાય ને આમ તો એની આગળ તમે દારૂ ની ડોલ મૂકો કરી જાય પીવે નહીં અને માણસને આ બધી જરૂર પડે એક દરબાર છે ને એ દારૂ થી બરબાદ થઈ ગયા તે પછી એના ઘરમાં થી ખાલી બોટલો હતી ને એ બધી લઈ લઈને બહાર ફેંકવા માંડ્યા એક બોટલ ખાલી ઉપાડીને કે તારે લીધે મારી નોકરી ગઈ કે વળી બીજી ખાલી બોટલ ઉપાડી તારે લીધે મારી પચાસ વીઘા જમીન વહી ગઈ ત્રીજી બોટલ ઉપાડી તારે લીધે મારું બૈરું ભાગી ગયું ચોથી ખાલી બોટલ ઉપાડી તારે લીધે મારી તબિયત ની પથારી ભરી ગઈ કે પાંચમી બોટલ ઉપાડી હતી ભરેલી હતી તો કે તું એક બાજુ રે તારો કઈ વાંક નથી આમાં તું એક બાજુ રે આમાં તારો કઈ વાંક નથી શું સુપર વાત છે આ કોઈ પણ હિસાબે છોડે નહીં દારૂ નશો બીડી સિગરેટ તમાકુ છોડે નહીં પશુઓ અડે નહીં દારૂડિયાનો સંગ થાય છે માણે દારૂ પીતો થઈ જાય અને દારૂ ન પીતા હોય એવાનો સંગ થાય તો છૂટી જાય પીતો હોય તોય અને પીવે તો નહીં જ પાંચમી બાબત સિંહ છે એ સ્વભાવે હિંસક છે વાઘ છે એ સ્વભાવે ક્રૂર છે ગાય છે એ સ્વભાવે અહિંસક છે બકરી છે એ સ્વભાવે ગરીબ છે શિયાળ છે એ સ્વભાવે લુચ્ચું છે કાગડો છે એ સ્વભાવે ચતુર છે માણસ કેવો બોલો બોલો તમે ભૈલા બોલો એ આને હવે હયા કેરી કાંઈક હાટડી ખોલો શું કે છે જેવો સંગ મળે એવો થઈ જાય એ હિટલર જેવો હિંસક પણ થાય ને ગાંધીજી જેવો અહિંસક પણ થાય લાદેન જેવો હિંસક પણ થાય ને ગાંધીજી જેવો અહિંસક પણ થાય ને હિટલર જેવો ક્રૂર પણ થાય ને બુદ્ધ જેવો કરુણાળુ પણ થાય ને કાગડા જેવો ચતુર પણ થાય ને શિયાળ જેવો લુચ્ચો પણ થાય આ છે ને Guinness book of world record એની ઓફિસે શિયાળ ગયું કારણ કે શિયાળ વર્લ્ડમાં લુચ્ચામ લુચ્ચું પ્રાણી છે તે શિયાળ એ જોવા માટે ગયું ઓફિસે કે અમારું જ પેલું સ્થાન છે ને કોઈ લઈને જ લીધું ને અમે જ વર્લ્ડમાં આ રેકોર્ડ ભોગવીએ છીએ કે લુચ્ચામ લુચ્ચું પ્રાણી એટલે લુચ્ચું એટલે એટલે Guinness book of world record એની ઓફિસે ગયું અંદર જોયું જોયું તેનું નામ નીકળી ગયું ચોપડો ફેંકીને બહાર નીકળ્યો પણ આખો લાલ ચોળ થઈ ગયો ને એવું ધકાધૂ થઈ ગયું ને એવું ખીજાઈ ગયું નામ નીકળી ગયું એટલે અને જેને તેને પૂછવા મળ્યું આ શરદ પવાર કોણ છે સમજ મેં આવી ગઈ ને એવું લુચ્ચું પ્રાણી થઈ ગયું શિયાળ પાછળ રહી ગયું બોલ એટલે માણસ ને તમે જુઓ છો કે જેવો સંગ થઈ જાય એવો એ થઈ જાય છે તરલ પદાર્થ જેવો છે પાણી જેવો જેવા વાસણમાં નાખો એવો આકાર ધારણ કરે એટલા માટે જ સંતો ભગવંતો શાસ્ત્રો સત્સંગની વાત ભાર દઈને કરે છે ભલા તમે સત્સંગ કરજો સત્સંગ કરજો તો તમારે નેવું ટકા પછી કાંઈક કરવું જ નહીં પડે તમારા ઘરમાં ગુંડાઓની અવર જવર હશે એટલે તમારા છોકરાઓને ગુંડા કરવા માટે બીજું કંઈ જ નહીં કરવું પડે હા એવી જ રીતે સજ્જન માણસોની અવરજવર હશે તો છોકરાઓમાં પણ સ્વાભાવિક સજ્જનતા આવશે સોબત તેવી જેવો રંગ એવું પાણી જેવો સંગ એવું પ્રાણી મનુષ્ય એવો થઈ જાય સંગની બહુ પ્રભાવ છે આમૂલ બદલાઈ જાય એક હરિભક્ત સત્સંગી એને એક દીકરો દીકરી ઘરની અંદર સત્સંગના પૂરેપૂરા નિયમ બાંધ છોડ જેવું એવું કંઈ નહીં સાત ઘરણે પાણી ગળાતા હોય દૂધ ગળાતા હોય પ્રવાહી બધા ગળાઈને વપરાતા હોય એકાદશી આદિ વ્રત બધા થતા હોય ઠાકોરજીના થાળ વ્યવસ્થિત થતા હોય નવું ધોવું જજરો જય આ તે સત્તર વખત હાથ ધોવાય આવી બધી જ સાધુડી ક્રિયાવાળો હરિભગત એને એક દીકરો અને એક દીકરી જન્મ પહેલાથી જ એવો સત્સંગ છોકરાઓએ આ જોયું છે એની છોકરી ભણતા ભણતા ભણતા ભણતા ભણતા બારમા ધોરણમાં આવી ને એમાં ક્લાસમાં જવાનું હોય તો ક્લાસમાં એને એક મુસલમાન છોકરાનો જોગ થયો અને એ થોડા મહિનાઓમાં જે મુસલમાન છોકરા સાથે કોર્ટ મેરેજ કરી અને સાસરે જતી રહી અને ત્યાં ગયા પછી એને એના બાપુજીને ફોન કર્યો કે બાપુજી હા મેં મેરેજ કરી લીધા છે આઘાત લાગી ગયો એના બાપુ અરે પણ દીકરી તું નાની છો તને કોઈ પાત્ર ગમ્યું હોય તો અમે ક્યાં ના પાડવાના હતા તું જયારે તારે યોગ્ય ઉંમર થાય આ થાય ત્યારે વ્યવસ્થિત તમે પરણાવી દે તમે કઈ એવું કઈ તારા ઉપર જોર કઈ કોઈ દિવસ કર્યું નથી તારી આ ઉંમર નથી તારે એમને વાત તો કરવી જોઈએ ને કે કોણ તને ગમો છે તો કે વાત કરવા જેવી નહોતી તો કે કેમ તો કે હું એક મુસલમાનને પરણી છું એના બાપને ચક્કર આવ્યા હાથમાંથી ફોન પડી ગયો વિભાન થઈને ટળી પડ્યો હા હા કેટલો બે સંસ્કૃતિનો વાતાવરણનો ફેર આપણે રામનવમી જન્માષ્ટમી શિવરાત્રી આદિક વ્રત થતા હોય જ્યાં ફલાહાર થતો હોય તો ત્યાં સ્વાભાવિક બકરી ઈદ જેવા બલિદાનના પ્રાણીઓના પર્વો હોય માંસાર સ્વાભાવિક હોય આપણે જન્મના મરણના સૂતક લાગતા હોય શબ્દને અડ્યા ન હોય પણ શબ્દને કોઈ અડ્યો હોય એને અડીને સૂતક લાગતા હોય ત્યારે મુસ્લિમમાં તો શબ્દને અડીને કે જન્મના સૂતક મરણના સૂતક કોઈ અડતા જ નથી હોતા જ નથી ગમે તેની નનામી એને દેખાય મુસ્લિમ બિરાદરની તો બધા કાંધ આપે કેટલું વાતાવરણ ભિન્ન છતાં એ એ છોકરીને કેમ ફાવ્યું હશે ત્યાં એ બધાના વ્યવહારોમાં એની સાથે એના એના વાસણોમાં જમવાનું એના ઘરમાં જમવાનું પરિવારો સાથે રહેવાનું તો વિચાર કરો આવી જાય પણ સંઘ શું કરે છે જો એટલે કહ્યું છે આ કે સંઘનો પ્રભાવ છે કલ્પના બહારની ઘટના ઘટે આમાં તમે બેઠા છો એમાં કોઈ બડાઈ મારવાની જરૂર નથી જેવો સંઘ થાય એવા તમે થાવ છતાંય વધારે વધારે ગાફલ લોકો સત્સંગમાં છે અવાય તો આવે ન અવાય ન અવાય જાણે કેમ સાધુઓ ઉપર ઉપકાર કરતા હોય એટલે સાધુઓ તમારા ઉપર ઉપકાર કરે છે ને એને તેનું કરી જ લીધું હોય છે પણ પડી જ નથી જીવને એની સામે સત્સંગનો પ્રભાવ તમે જુઓ જુનાગઢનો ગોવો ભૂંગી હવે એને માનસાર સ્વાભાવિક છે અપવિત્રતા સ્વાભાવિક છે એની કઈ જન્મ મરણના સૂતક લાગતા નથી અપવિત્રતા જેનું જીવન છે પણ એને જુનાગઢના સંતો નારાયણદાસજી સ્વામી જેવા મહાસમર્થ સત્પુરુષ ભગવાન સ્વામિનારાયણના સાધુ એનો જોગ થાય અને ગોવો ભંગી એક બ્રાહ્મણને પણ શરમાવે એવા વર્તમાન પાળતો થઈ જાય એ સત્સંગ છે ધોળા બગલાની પાંખ જેવા કપડા પહેરે અને જુનાગઢની બજારમાં બીજા બધા જ એના ધંધાઓ મૂકી અને સાવરણાથી સાફ સફાઈનું કામ કરે ગોવો ભંગી પણ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરને પેલા દર્શન દંડવત પ્રણામ બધું કરીને પછી જાય સોપારી જેવડો મોટો લાલ ચાંદલો તિલક ખાલી ચાંદલો અને સ્વામિનારાયણ કંઠી બહાર છુપાવેલી નહીં હા અને ગો ભજન કરતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો ચોક વાળતો નાગર દીવાનું ફળિયું વાળતો તો એક દિવસ તો નાગર દીવાનની પત્ની નાગરાણી એમણે પેલા ગોવાને કીધું ગોવા અમારે ત્યાં કઢી વધી છે તો તું લઈ જા તો તારા ઘરમાં ખાવાના કામમાં આવે ગોવો કે સાહેબા મને માફ કરજો એટલે એમાં શું અમે તને પ્રેમથી આપીએ છીએ તો કે આપો છો પણ માફ કરજો મને અરે લઈ જા તો ના માફ કરજો શું માફ કરો ના હું નહીં લઈ જઈ શકું કેમ ના બસ પણ કારણ કારણ તમને ખોટું લાગી જાય ના પણ કેને નહીં ખોટું લાગે તો કે હું છું સ્વામિનારાયણ નો હરિભગત બેનબા અમે લસણ ડુંગળી ને એવું કઈ ખાઈએ પીએ નહીં અને તમે નાગર છો તો તમે તો એ લસણ ને ડુંગળી ને એવો બધો વ્યવહાર હોય તમારી કઢીમાં તો લસણની કળીઓ હોય હોય ને હોય એટલે માફ કરજો બેનબા મને તમારી કઢી ન ખપે ઓહો આ સંઘના પ્રભાવથી થાય જે બ્રાહ્મણોમાં ન આવે એટલું આજે બ્રાહ્મણો લસણ ડુંગળી વગેરેના ગોતવા કઠણ છે લસણ ડુંગળી તમાકુ એના વગરનો બ્રાહ્મણ નો હોય જ આમ તમારે દેશી લક્ષ્મી છાપ આમ કરી નાખ્યું જ હોય તમે ત્યારે સંઘના પ્રભાવથી સત્સંગના પ્રભાવથી આવું થાય છે સત્સંગ શું કરે કુસંગ શું કરે બે એક્ઝામ્પલ છે તુલસીદાસજીએ સરસ કહ્યું છે આ રજ છે ને ધૂળ એને જો પવનનો સંગ થાય તો આકાશમાં ઉડતી ગગનગામી થઈ અને વાદળ ઉપર સવારી કરીને ફરતી થઈ જાય અવકાશમાં ક્યાંય પહોંચી જાય વાદળા ઉપર સવારી કરે અને એની એ રજને જો ગટરના પાણીનો સંગ થાય તો કાદવ કીચડ થઈ જાય અને ગંધ મારે ઢાંકણા ઢાંકવા પડે આવી દશા થઈ જાય આ સંઘ સાવ સીધી વાતમાં કેવું કર્યું જો સત્સંગ કરો તો તમે ગગનગામી થઈ જાઓ અને જો કુસંગ કર્યો તો તમને જોઈને લોકોને થૂકે એવા થઈ જાઓ આ હુડ અહીં ક્યાંથી નીકળ્યું સવારના પોરમાં એને ક્યાં યાદ કર્યો એનું મોડું ક્યાં જોવા આ બધા સંઘનો પ્રભાવ છે મહાત્મા ગાંધીજીના સંઘના પ્રભાવે જ આખા દેશમાં જ્યાં જાય ત્યાં કેવા કેવા લોકો પાક્યા હે યા ગુજરાત હોય તો તમે કેટલા ગળાઓ તમે રવિશંકર મહારાજ ઢેબરભાઈ રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ હવે એ તો ગાંધીજીની મશ્કરી કરતા બીડ સિગરેટ ફૂંકતા બેરિસ્ટર હતા Sardar Vallabhbhai Patel pant coat tie પહેરીને ફરવું પત્તાની રમતો રમી લેરી લાલા યુવાન ગાંધીજીની મશ્કરી કરે કે હવે એ જવાયા બધા એવા પણ એકવાર ગાંધીજીનું પ્રવચન સાંભળવા અમદાવાદમાં ગયા સજ્જડ થઈ ગયા એ જ વખતે બધું મૂકી દીધું અને ગાંધીજીના ચરણ પકડી લીધા પાપ જેમ કહો એમ હવે જીવન જીવવું છે અને કેવો ઓલિયો પુરુષ સાધુ પુરુષ કે ભારતનું રતન કહેવાય એ થઈ ગયા ગાંધીજીના પ્રતાપ એવા દરેક રાજ્યોમાં એવે એવા લોકો પાક્યા ગાંઠનું ખર્ચ કરીને દેશની સેવા કરનારા હરામનો પૈસો અડ્યાય નહીં પણ સ્વપ્નમાં વિચાર ના આવે એવા એવા રાજકીય ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં લોકો પાક્યા કોના સંઘથી કોના સંઘથી ગાંધીજીના સંઘથી આવા લોકો થયા આજે તમે રાજકીય ક્ષેત્ર જુઓ કોઈમાં ન્યાય નીતિ પ્રામાણિકતા કાંઈ છે બહારથી ઘણા શેરી દેખાય પણ અંદર ખાને એવી ગોઠવણો હોય કે કોઈને ખબર પડે એવું કેમ થઈ ગયું બોલો આજે રાજકીય ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં તમને નમુદાય નમૂનેદાર કોઈ વ્યક્તિ નથી મળતો એનું કારણ શું મને કયો બોલો સંગ સત્સંગ ના રહ્યો કોઈનો કોઈ એવો સજ્જન પુરુષ કોઈ સત્પુરુષનો સંગ આ બધા જે સમાજમાં જે બહુ મોટા મોટા થઈને કે નાની નાની ક્ષેત્રે બધે જે પાપાચાર કરે છે દુરાચાર કરે છે ભ્રષ્ટાચાર કરે છે વ્યભિચાર કરે છે હિંસાઓ કરે છે હત્યાઓ કરે છે જુગારો ખેલે છે ન સંભળાય એવા ધંધા કરે છે એ કોઈને સત્પુરુષનો સંગ ખરો કોઈને એમ થાય કે ના અત્યારે જેલમાં છે ઘણા લોકો તો કોઈ કોઈને ગુરુ માને છે તમે કહો સત્પુરુષનો સંગ નથી પણ એ તો ઘણા કોઈને માને છે કોઈ નામ ન દેવાય તો એવાય છે તો છતાં કેમ હા એવું છે એમાં કે કોઈ કદાચ કોઈને ગુરુ માને છે તો પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે એની પાસે જાય છે કે અમે ભાઈ આના આના છીએ એમ એ પ્રતિષ્ઠા વધારવા જાય છે તો સામેવાળા એનો પછી લાભ લે છે ક્યાંય પોતે જમીન દબાવી હોય સરકારી કે પેલી કે એવી તો એને પતાવટમાં એનો અધિકારીનો અમલદારનો ઉપયોગ કરે એમ પોતાના જે ધર્મગુરુના કોઈ શિષ્યો ક્યાંક ગુનામાં હલવાયા હોય તેને છોડાવવામાં એનો ઉપયોગ કરે ફોરેન કરન્સીની અડાવળી કરવી આ તે કરવી એમાં એનો ઉપયોગ કરે કરપ્શનમાં ઉપયોગ કરે આચા ખોટા કામ કરાવવામાં ઉપયોગ કરે હવે જેણે જ્યાંથી પ્રેરણા મળવી જોઈએ ત્યાંથી જ જો ખોટું કરાવવામાં આવતું હોય તો કોના જીવનમાં ન્યાયની નીતિ આવવાના છે કુવામાં જ ગંધ છે તો અવાડામાં પાણી સારું આવવાનું છે ટાંકામાં જ કૂતરું મરેલું નાખી દીધું કબૂતર મરી ગયું તો તમારા નળમાં સારું પાણી આવવાનું છે મને ઘણીવાર વિચાર આવે કે ક્યારેક ક્યારેક છાપામાં આવે કે માનવતા નથી મરી પરવારી એમ કરી પછી સરસ પ્રસંગ આપ્યો કોઈને ચાલીસ હજારનું પર્સ મળ્યું દસ હજારનું પર્સ મળ્યું દોઢ લાખનું પર્સ મળ્યું રિક્ષામાં ભૂલી ગયા હતા કાંઈ ભૂલી ગયા હતા જે તે માણસને ગોતીને પછી એને હવાલે કર્યું એને નામ થામ એવું છાપીને આવે ક્યારેક ક્યારેક વર્ષે બે દાડે એવા પ્રસંગ તો છપાતા જ હોય પણ હજી સુધી મને ધોળા આવી ગયા મેં ક્યાંય છાપામાં એવું વાંચ્યું નથી કોઈ ધર્મની સંસ્થાએ એને ક્યારેય વધારે પૈસા નહીં આવી જતા હોય કોઈના હિસાબમાં ક્યારેક ભૂલ થઈ જાય કોઈના તરફથી ક્યાંક ક્યાંક તો થઈ જ જતું હોય કોઈ ક્યારેય સ્વપ્ને મેં છાપામાં વાંચ્યું નથી ફલાણી ધર્મ સંસ્થાએ જે તે માણસને જે તે કંપનીને એના એક લાખ બે લાખ દોઢ લાખ પરત કર્યા એલા મળી ગયા રાખી લ્યો એટલે સમાજમાં જે બધા પાપાચાર કરનારા મોટા મોટા જે કાંઈ છે તો સત્પુરુષનો સંગ જ નથી સત્પુરુષ સાધુ પુરુષનો સંગ જવા દો સજ્જનનો પણ કોઈને સંગ નથી વિચારો આખો દિવસ સવારથી ઉઠીને સાંજ સુધીમાં કોઈ સજ્જનનો સંગ નથી એ સજ્જનનો સંગ પણ જવા દો મારી વાત તમે ટ્રેક ઉપર સમજો સાધુ પુરુષનો સંગ નથી હોય તો કેવો છે આપણે તને જોયું એવા હોવાનો બાકી હકીકતમાં કેવો હોવો ગાંધીજી એવા હતા કેવા હતા લોકેશણાથી પર હતા વિતેષણાથી પર હતા શિષ્યષણાથી એટલે પુત્રેષણાથી પર હતા અને પાપેષણા એનાથી પર હતા હવે જે તમારે સાધુને પસંદ કરવો હોય ને તો પેલા એ જો પણ એવી આંખ લગભગ માણસને નથી બધાને કોડા છે ભલે ગમે તેવા ડાયા કહેવાતા હોય મેં તો બહુ જોયું છે ક્યારેક ક્યારેક તો મને એવું જોઈને એકલા એકલા રોવાનું મન થાય એવા એવા બધા આંખો હોવા છતાંય વિદ્વાનો હોવા છતાંય ભણેલા ગણેલા હોવા છતાંય પણ આંખો નથી હોતી કોડા હોય છે લોકેશણાથી પર હોય એવો સાધુ ગોતા ગાંધીજી એવા હતા આ પાકે ક્યાંથી એમ નહીતર કોઈ પાક ના આવે આ લોકેશના શું કીર્તિ પ્રશંસા માન મર્તવો એની જેને ભૂખ ન હોય ફેલાઈ જાઓ મલાયેલાનો ભાઈ એવી જેને વરખા નથી એ જ તમને સાચું માર્ગદર્શન આપી શકે નહીતર જેને માનની ભૂખ છે એ તમને કોઈ સાચું કહી જ નથી શકવાના બીજી વિતેષણા જેને વિત્ત એટલે પૈસો જેને કોઈ પણ એની પાસે આવે એની પાસે જેને પૈસાની લાલચ નથી એ જ તમને સાચું કહી શકે બાકી જેને તમારે રૂપિયાની લાલચ છે ક્યારેય તમને સાચું કહે નહીં તમને ક્યારેય કડવું કહે નહીં કહી જ ના શકે પૈસાની ભૂખ ન હોય એવા કેટલા સાધુ મળશે માફ કરજો મને કે જેને પૈસાની ભૂખ ન હોય મારી આ વાતથી સાધુઓ જ વધારે ખીજાય વાત સાચી છે પૈસાની ભૂખ ન હોય કેટલા મળે ભલે દાન ભેટને નિમિત્તે પણ જેની પાસેથી લાલચ છે એ શેઠ ને એ માલિક ને એ શ્રીમંત ને સાચું નહીં કહી શકે જબાન ઉપર મોઢા મોઢ સાચું નહીં કહે અને જેને કોઈને કાંઈ જોતું નથી એ બે ટૂંક વાત કરશે આવું હોય તારે ન હોય કાંઈ નહીં શું ત્રીજી બાબત છે પુત્રેષણા એટલે શિષ્યેષણા જેને શિષ્યોની ભૂખ નો ઘણા તો લિસ્ટન્સ કરતા હોય છે કેટલા થયા રાત દિવસ બસ મોટા ટોળા જેટલા મોટા ટોળા વધે એના માટે મરી જાય તમને તો એક છોકરે બે છોકરે ત્રણ છોકરે ચાર છોકરે પાંચ છોકરે છ છોકરે સાત છોકરે આઠ છોકરે આઠ છોકરે નવ છોકરે અરે ઇલેવન ટીવ થી પણ તમને સંતોષ થઈ જાય કે હવે હા અગિયાર હા પણ આને શિષ્યોને આખી પૃથ્વીના માણસોને એને અનુયાયી કરી દો તો એને એમ થાય કે પ્રાણીઓ ક્યાં થયા છે આટલી શિષ્યની ભૂખ હોય છે અને ચોથી ભૂખ છે પાપેષણા પાપેષણાનો એટલે મેં જોડેલો શબ્દ છે આ ક્યાંય શાસ્ત્રમાં તમને નહીં મળે અનૃતેષણા કયો ને ખોટું કરવાની જેની નાભી સુધી એક પણ વૃત્તિ નથી એ તમને સાચું કે બાકી જેને ખોટું કરીને પૈસો લેવો છે ખોટું કરીને બીજું કરવું છે ખોટું કરીને બીજું આડું કરવું છે અનિતિ કરવી છે અન્યાય કરવો છે કાંઈ પણ ખોટું કરવું છે એ સાચી વાત કહી શકશે નહી અને આ ચાર વસ્તુ જેનામાં ન હોય એનો જ સંગ કરાય તો આવી થાય આવી આવું થાય ગાંધીજીમાં એ હતું એટલે આ બધા ફટાફટ નહીં કરી એમ કઈ સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈને પગમાં પાડી શકાય ઓલા ગાંધીજી બોલતા હોય તો મરેલા બોલતા હોય એવી રીતે ધીમે ધીમે બોલતા હોય અને સરદાર બોલતા હોય એટલે અને કેવો લાગે માણસ ઉભો હોય તો એક હાક મારે તો ગાંધીજી ધ્રુજી જાય પણ છતાંય ગાંધીજી છે ધીમું બોલે તો સરદાર ધ્રુજી જાય એ સત્પુરુષ કે ગાંધીજીના ઓશિકા ચારિત્ર બહુ સરસ કોઈ મને એક વાત કરી કે ગાંધીજીના ઓશિકાની નીચે કોઈ શરાબની બોટલ મૂકી જાય તો શંકા એ જાય કે મૂકી કોણે મૂકી કોણે એને ગોતો અને આજે કોઈના ઓશિકા નીચે મૂકી આવો તેમ થાય કે પિતા ક્યારે હશે મૂકી જાય તો એના ઉપર શંકા ના આવે ગાંધીજી ઉપર શંકા ના આવે મૂકનાર ને ગોતો એટલે સારો સાધુ ગોતવો સત્પુરુષ ગોતવો ભાઈ આમાં તો એવું છે તમને કારેલું ભાવે તમને રીંગણા ભાવે તમને તુરિયા ભાવે પછી જેને જે ગુરુ મનાઈ ગયો એમાં એને કોઈ દોષ દેખાતા સારું સારું હોય એટલું પ્રેરણા લઈ ગયો એ સારું છે ને કઈ બધા તો બધું ક્યાંથી આપી શકવાના છે હું એવો કઈ ભોટ નથી કે આવું ન સમજી શકતો પણ સમાજનો ઉત્કર્ષ નથી સમાજમાં અત્યારે વગોવાયેલા સાધુઓ છે એના થકી કોઈ જે સારી વાત શીખેલા માણસો તો હશે જ ને વ્યસન નહીં કરતા હોય રોજ હરિઓમ હરિઓમ હરિઓમ ના જપ કરતા છે કઈ કરતા તો છે જ નહીં કરતા જ છે સમજાઈ ગયું ને જયારે મળે છે હરિઓમ હરિઓમ કરતા તો થયા હાલો આપણે એ ગુણ તો લઈએ પણ પાણી પણ છે ઉત્કર્ષ ન થાય સમાજનો ઉત્કર્ષ ન થાય એટલે સત્પુરુષોનો સંગ નથી પાપાચાર કરનારો તમામ વર્ગ લઈ ગયો સત્પુરુષ જવા દો સજ્જનનો સંગ નથી સજ્જન પુરુષે જવા દો પણ હવે વાત સાંભળજો સારું સાંભળવાનું પણ એના નસીબે નથી આ જેટલા જેટલા બધા તમે રાજકીય ક્ષેત્રમાં મોટી મોટી હસ્તીઓ છે બધા છે બધા છે તમે થોડો વિચારો આ બધા ક્યારે ગીતા વાંચતા હોય ક્યારે ભાગવત વાંચતા હોય ક્યારે રામાયણ વાંચતા હોય ક્યારે રામાયણની કથા સાંભળતા હોય ભાગવતની કોઈ કથા સાંભળતા કોઈ સાધુ પુરુષના સત્સંગમાં રોજ જઈને થોડું સાંભળતા હોય એક દાખલો બને જાય તોય હાજરી પુરાવા માટે પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે કામ કરે એ સભાનો ઉપયોગ તો ત્યાં જ વોટિંગ માટે જ કરે બાકી એને કથાને શું કહેવાય કોઈ તમે જોઈ શકો છો કે સારું સાંભળવાના આખો દિવસ ઉઠે તે સુઈ જાય ત્યાં સુધી કોઠા કબાડા જ સાંભળવાના કોને ઉઠાડવાનું કોને ઊંધો નાખવાનું કોને આમ નાખવાનું કોને કઈ રાત દિવસ આપણને તો એમ થાય કે આના આના મગજમાં કીડાય નહીં પડતા હોય જન્મીને કેટલા વર્ષથી આવું નવું જ કરે છે તે આને કાંઈ થતું નહીં હોય આપણે તો થાકી જઈએ સારું સાંભળવાનું સારા શબ્દો કાનમાં પડતા નથી બોલો એનો મહિમા છે શેનો સારું સાંભળવાનો ત્યારે એના નસીબમાં સારું સાંભળવાનું નથી વિચાર કરજો ભાઈ આ આપણે સાંભળીએ છીએ કે સામાન્ય નથી ક્યાંય પણ સત્સંગ થતો હોય નસીબમાં તો છે સારું સાંભળવાનો બીજ તો તમારા ઘરે આવી ગયા ઉગે ઋતુ આવે ઉગશે ચોમાસું આવશે ત્યારે ઉગશે પણ બીજ તો તમારા ખિસ્સામાં આવી ગયા શું ભલા માણા ગમે તે જયારે એનો સંજોગ પડશે ત્યારે બીજું ઉગશે એ તો ઋતુ આયે ફલ હોય ઋતુ આવે કોટો ફળે ને બાજરો તો આપણા ઘરમાં હોય પણ ઉનાળામાં ન પણ ઉગે ચોમાસામાં જ ઉગે ધરતીને પાણીનો સંયોગ થાય પેલાના નસીબમાં બીજ પણ નથી સારા કર્ણમાંથી કાનમાંથી બીજ પણ પડતા ત્યાં ન કરાય એક રોહિણે નામનો અઠંગ ચોર હતો ચોર એવો ભાઈ નગર ના ખજાના ફાડે રાજાના ખજાના ફાડે ક્યાંય ભાડ્યું દિવસે ભાડ્યું તો રાત્રે ક્યારે નીકળી જાય કોઈને ખબર પડે નહીં પણ એવો અઠંગ કે પાછો ક્યાંય પકડાય નહીં અને પાછો દિવસે તમે જો શેરીફ જેવો કપડાં પહેરીને ફરતો હોય કોઈને શંકા ન જાય કે આ માણસ ચોર છે એવી એની ચોર્ય વૃત્તિ હતી એના બાપે મરતા મરતા એને એક બ્રહ્મવચન કહેલું બ્રહ્મવચન કે બેટા તું ચોરીમાં મારા કરતા પણ કુશળ થયો છો મારા કરતા બાપ કરતા બેટો સવાયો પણ એક વાત યાદ રાખજે તારે આમ નમ જો નભવું હોય ચોરીમાં તો ક્યારેય મરતા મરતા તને કહું છું ક્યારે કોઈ સાધુના સત્સંગમાં જાતો નહીં વાહ એ ને પણ અંદર ખાને તો એમ છે જ ને કે સત્સંગ જેવી કોઈ મહામૂલી વાત નથી માણસને બદલનારી એ ચોરને ખબર છે મરતા મરતા એને કીધું તું ગમે ત્યાં જજે પણ કોઈ સાધુના સત્સંગમાં એની વાતને ક્યારે સાંભળતો નહીં મેં આખી જિંદગી નથી સાંભળી ત્યારે હું એ જ રીતે જીવી શક્યો છું તું સાંભળતો નહીં છોકરાએ વચન આપ્યું બાપે પ્રાણ છોડ્યા છોકરો ક્યારેય કોઈ સત્સંગમાં જાય નહીં પણ એકવાર એને ક્યાંકથી રાત્રે પસાર થવું અને એક સાધુનો સત્સંગ ચાલે સાંકડી ગલી પાછું વળાય નહીં ગમે તેમ નીકળી જ જવું પડે અને એ ઉતાવળે ભાગવા ગયો એમાં એક કાંટો એના પગમાં વાગી ગયો કાનમાં આંગળી નાખીને ભાગતો હતો પણ હવે કાંટો વાગ્યો એટલે આંગળી તો કાઢવી જ પડે શબ્દ ન પડી જાય એટલા માટે કાનમાં આંગળી નાખી દીધેલી નીકળતી વખતે પણ કાંટો વાગ્યો એટલે બે આંગળી કાઢી અને પેલો કાંટો કાઢવો પડ્યો એ કાંટો કાઢલો કાઢ્યો એટલી સેકન્ડમાં પેલા સાધુના શબ્દ એના કાનમાં આવી ગયા કે દેવતાઓને પડછાયો નથી હોતો કાંટો કાઢી લીધો કાનમાં આંગળી નાખી નીકળી ગયો પણ એક જ વાક્ય એના મનમાં આવ્યું શું દેવતાઓને પડછાયો હોતો નથી બસ બીજ આવી ગયું એને ઘેરે સમય જતા જતા જતા જતા જતા ભાઈ સમય નીકળી ગયો અને એમાં શંકાને આધારે એકવાર એને પકડવામાં આવ્યો ચોરી કરતા તો પકડાણો જ નહીં શંકાને આધારે કદાચ આ હોય એમ માનીને એને પકડ્યો રાજના માણસો એમાં રાજના અમુક માણસોને એવું થયું કે આ શંકા છે પણ કદાચ એ પોતે ચોરીમાં સામેલ હોય પણ ખરો અને ઘણીવાર તો સાદા સરળ દેખાતા હોય એ બહુ પેલા પણ હોય લાદેનો તમે ફોટો જોવો તો તમને સંત ફકીર જેવો લાગે એવી દાઢી જાણે ઋષિનો દીકરો હોય એવો લાગે એમ લાગે ને ભયંકર ક્રૂર હિંસક માણસ છે એક અમલદાર ને એવું થયું કે આ માણસ કબૂલે તો ઘણું બધું નીકળે એવું મારું માનવું છે એટલે કે પણ આ લાગતું સીધો સાધો માણસ છે આવો ના આ છે તો શું કરવું પછી એ કબૂલાત કરે એટલા માટે એને નશીલી દવાઓ ખોડાવી દેવામાં આવી કેનની દવાઓ અને એને દેવલોક જેવું વાતાવરણ રાજના રજવાડામાં હોય એમાં સુવડાવી દેવામાં આવ્યું અને એક જણો બહુ રૂપીને પકડી આવ્યા અને ચતુર્ભુજ દેવતાનું રૂપ ધારણ કર્યું સરસ બધાના કરણા કુંડળ એવા હેમ જડિત વસ્ત્રો આ તે બધું ચતુર્ભુજ એવા કર્યા અસલ દેવ આવ્યો તમારે આંગણે અને ઝુમર જળ હળાટ ને અપ્સરાઓ નૃત્ય કરે ને મૃદંગો વાજે ને વાતાવરણ તમે જોવો એકદમ મદહોશ નશીલું એમાં પેલો ધીમે ધીમે જેવો જાગ્યો અને જ્યાં જોયું તો સુગંધ સુગંધ શૃંગાર સંગીત નૃત્ય અપ્સરાઓ વીજળી આ બધે દીવાઓની રોશની વાહ અને હમણે જોયું તો સામે ચતુર્ભુજ દેવતા ઉભે વત્સ આપ અત્યારે સ્વર્ગ લોકમાં છો પેલો કે આ દેવલોકમાં જો આપને હંમેશને માટે નિવાસ કરવો હોય તો આપ તમારા પાપની કબૂલાત કરો પેલાને થઈ ગયું કે અહીં રહેવા જેવું જ છે પાપની કબૂલાત કરવાથી જો અહીંયા જ રહેવાનું થઈ જતું હોય તો આપણે કબૂલ કરી લેવા જોઈએ એ કબૂલ કરી લેવાનો જ્યાં વિચાર આવ્યો ત્યાં પેલું સ્ટ્રાઇક થયું વાક્ય કે દેવને પડછાયો હોતો નથી આને પડછાયો દેખાણો આને જાગી ગયો કે ઓલો સાધુ કહેતો હતો કે દેવતાને પડછાયો નથી હોતા એને ચિન્મય શરીર હોય છે તો આને પડછાયો છે આ નક્કી કાંઈક પ્રોગ્રામ છે ફસાવાનો આ ચીટિંગ છે અને તર એક જ સેકન્ડમાં એ તો હતો તો મોટો કુશળ કલાકાર એટલે એક જ સેકન્ડમાં બદલી ગયો ખોટું શું પાપ શું મને સ્વર કોઈ સ્વપ્નમાં વિચારે નથી આવ્યો મેં કોઈનું લેવાનું કરવાનું આ તે મારા જિંદગીમાં નહીં મારા જેવું પવિત્ર સાધુ પણ જીવી ન શકે એવું મેં જીવન જીવ્યો છું ઓલો ચતુર્ભુજ થયો તો દંગ રહી ગયો આને શંકા એ પકડ્યો તો શંકાને કાઢી નાખી એને ગમે તેટલું ઉલટું સુલટું કર્યું નહીં સ્વપ્નમાં વિચારે ના આવે હું તો મારું માથું આપી દઉં બલિદાન આપી દો બીજાના જીવન માટે હું આ કરું જ મારું મારા બાપે મને સંસ્કાર નાખ્યો છે બીજાના પરોપકારાય સદામ વિભૂત તમે શું વાત કરો છો સ્વર્ગ લોકમાં રહેવું એના કરતા નરકમાં રહેવા પસંદ કરું પણ એવી રીતે અહીંયા ખોટું બોલીને હું અહીંયા નરક હાલો દેવતાઓને ચક્કરમાં નાખી દીધા કે આપણે ખોટું બોલીએ છીએ કે આ બોલીએ છેવટે હારી ગયા ઓલા લોકો અને એને છોડી દીધો ભાઈ જાઓ જાઓ જાઓ તમે ખોટા પકડાઈ ગયો છો કહેવાનું એક છે કે એક સાધુના વેણથી જો આ પૃથ્વી લોકની જેલ છૂટી જતી હોય તો દિલથી જેને સત્સંગ કર્યો હોય ગર્ભવાસ નરક યાતના એમાંથી કેમ ના છૂટે ભાઈ આ જ વિચાર પેલા ચોરને આવ્યો રોહિણીને કે એક વાક્ય સાંભળવાથી જો આ ભયંકર જેલમાંથી કાળ કોઠરીમાંથી છૂટી ગયો હોઉં તો એ સાધુની પાસે જિંદગી રહેવામાં કેટલો ફાયદો થાય દોડીને ગોતીને સાધુના ચરણમાં પડ્યો અને એનો શિષ્ય થઈને આજીવન રહ્યો આ બધા પાછા હોય ચાનક વાળા એ આપણે ન કરી શકો તમે કઈ ઘરે એમ ના છોડી શકો પણ એ જેટલા પેલા હોય જોબન પગી જેટલો પેલો હોય એટલો ભક્ત પણ એટલો જ થાય હિંડોળો જેટલો આમ જાય ને એટલો આમ જાય અને જે હલેજ ની ડેંડા જે હોય ક્યાંય ના જાય એટલે જે આમ છોકરાઓ તોફાન કરતા હોય ને મને બહુ ગમે એમાં તેજ છે એ તેજનો ઉપયોગ થાય અલગ વાત છે પછી પણ એ હલે જ નહીં આમ ગોરીમાં જેમ બેઠું હોય પાપણ કેટલી વાર હલાવે છે ગણીએ આપણે એ મોટો થઈને શું કરે વાંદરાની પૂછડે લૂમ બાંધે એવો હોય કઈક કરે સરદારમાં તેજ હતું ને શ્રીજી મહારાજે પણ કીધું ને ભાઈ જેને માયામાં ચોટવાનો સ્વભાવ હોય એ ભગવાનમાં ચોટે પણ જેને ક્યાંય હેત જ ન હોય ભગવાનમાં ન ચોટે સ્વાભાવિક છે આ વૃત્તિઓનો બદલાવ કરી શકાય પણ નવી આવિર્ભાવ કેવી રીતે કરી શકાય એક શબ્દ સત્સંગનો પણ કેટલું કામ કરે છે ગામડા ગામની વર્ષો થોડા વર્ષો પહેલાની વાત છે એ ગામમાં એક હરિભક્ત ગામમાં જયારે સાધુ સંતો આપણા સત્સંગના સહજાનંદ સ્વામીના સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે ત્યાં મંદિર હતું ગામમાં આજે પણ છે તો તરત જ એને બે ત્રણ દીકરા તો એને ખેતી પણ મોટી પચાસ પંચોતેર વીઘાની જમીન પણ તરત જ છોકરાઓ ને બે ત્રણેય ત્રણેય છોકરાઓને એ સાધુની પાસે મોકલી દે મંદિરમાં રહ્યો એમની સાથે પધરામણીમાં જાઓ બીજે ગામડે જાઓ સત્સંગ કરાવવા જાઓ એમની સાથે ફરો એમનો સામાન ઉપાડો વાસણ માંજો સીધું સામાન લાવી દો શાક સમારો ભગવાનની સેવા કરો બધું કરો ત્યાં રહ્યો ખેતરે બાપો રે બીજા ત્રણ મજૂર કરે એના પગાર ચૂકવે છોકરાઓને સાધુ પાસે રાખે અઠવાડિયો દસ દિવસ ત્યાં રહી હવે વરસમાં તો સાધુ કેટલી વાર આવે એને પાડોશીને ખેતર વાળો હતો ને એ આને જોયા કરે ને પછી એકવાર ન રહેવાનું ને એટલે કીધું તમે વર્ષે દાડે આવું કરો છો તો તમે વર્ષે દાડે બે ત્રણ હજારની ખોટ ખાવ છો ઘરના છોકરા છે અને તમે એને મંદિરમાં પેલા બાવલિયાઓ પાસે બેસાડી રાખવાની એની સેવામાં મૂકો અને મજૂર કરો ને એને પૈસા ચૂકવો તો ચોખ્ખો બે ત્રણ હજારનો તમારે ખોટનો ધંધો છે એટલે પેલા સત્સંગી પટેલ કે કે ભાઈ હું તમને કઉ છું કે તમારા છોકરાને મજૂર ઘરે ખેતીમાં રાખો અને છોકરાને સાધુ પાસે મોકલો તો કે ના એવી મારે બુદ્ધિ નથી વહી ગઈ કે હું આવો ખોટનો ધંધો કરું કઈ વાંધો આ મેં તમને કીધું તમારા છોકરાને પણ તમે મજૂરીના પૈસા ચૂકવો મજૂરને પણ છોકરાને સત્સંગમાં મોકલો ના ચોખ્ખી ખોટ એ કરાય તમારા જેવા મૂરખ હોય એવો ધંધો કરો એ થોડા મહિનાઓ આમ ગયા છે કે વરસદાડો ગયો છે જે પાડોશી ખેતરવાળો જે કહેતો હતો કે આ ખોટનો ધંધો તમે કરો છો છોકરાઓને માટે અને પોતે પોતાને બુદ્ધિવાળો માનતો હતો અને હું આવો ખોટનો ધંધો ના કરું એનો છોકરો એને એવું કુકર્મ કર્યું કે ગામમાં હવે નીકળવું ભારે થઈ ગયું મોઢું શું દેખાડે ઘરે ને ઘરે છુપાઈ રે પણ આ સત્સંગી ભાઈ હતા ને પછી એ ટાણે પેલા મળવા ગયા કે હું તો તમને આશ્વાસન આપવા આવ્યો છું આવું બધું થાય પણ તમે મને તે દી કહેતા હતા ને એનો જવાબ દેવા આવ્યો છું કે બે ત્રણ હજારની ખોટ પોહાય પણ આ આબરું જાય ને એ પોહાય નહીં જો તમે આ વર્ષે બે ત્રણ હજારની ખોટ કરી નાખી હોત તો આ જે ગામમાં નીકળાતું નથી અને તમારા દીકરા એ કર્યો દીકરીઓનો સંબંધ કરી જોજો કેમ થાય છે આખું કુટુંબ એ જમાનો ને અત્યારે તો એમ ખબર જ છે બધાને કે આવું બધું સારું મળી જાય તો બહુ સારી વાત છે પણ ત્યારે હવે કરી જોજો કેમ થાય છે કોણ તમારી દીકરી દે છે કોણ તમારી લે છે પેલો રોયો પોકે પોકે વાત સાચી છે ત્યારે કહ્યું કે ત્રણ હજાર સારા ને ખોટ ખાવી વર્ષે તો કે હા ત્રણ હજાર ની ખોટ વર્ષે ખાવી સારી પણ આ આબરું જાય જીવન વ્યર્થ થઈ જાય અને કદાચ આત્મહત્યા કરી લેવી પડે એવી હદ સુધી પહોંચવું પડે આ શા માટે થયું સત્સંગ ન મળવા સત્સંગ જરૂરી છે સારું સાંભળવાના નસીબ ભાઈ અને તમે વિચાર કરજો એવા આ અમદાવાદની સાઠ લાખની વસ્તી હશે સારું સાંભળવાના કેટલા કેટલા કે જે રોજ રોજ નહીં તો અઠવાડિયામાં એના ઘરમાં કે કોઈ પણ જગ્યાએ એને સાંભળવાના નસીબ હોય કે સારું ગીતા ભાગવત કોઈ સચ્ચરિત્ર કોઈ સજ્જનનું ચરિત્ર એને કોઈ ઘરમાં સંભળાવતું હોય કે કોઈ મંદિરે જઈને સાંભળતા દેવ દર્શન કરનારો ઘણો છે સમાજ સત્સંગીઓ ઘણા તે પાંચ દે આરતી કરીને વ્યાજ જાનારા બધા છે પણ સારું સાંભળવાના સાંભળનારા કેટલા સાંભળ્યા વગર ક્યારેય સત્સંગ પાકો થતો નથી દેવ પણ એમ રીઝવી શકાતો નથી સ્કૂલ કોલેજોમાંથી પ્રાર્થના જતી રહી મોરલ સાયન્સના કોઈ ટેક્સ્ટ બુકમાં પાઠ ના રહ્યા લેસન્સ ના રહ્યા તો જ્યાં સારો વિચાર જ નથી આવતો તો સારી ક્રિયા કેવી રીતે થાય અને સારી ક્રિયા ન થાય તો સારો નાગરિક કેવી રીતે નિર્માણ થાય સમાજ ઘણીવાર વિચાર આવે હજારો પરિવારો આખા દેશના ગણો ને કરોડો પરિવારો છે લાખો પરિવારો છે અરે ગામડાઓના એવા કેટલા પરિવારો છે અમદાવાદના એવા કેટલા પરિવારો છે કે જેને જો સારું સાંભળવા મળે તો એને એને સારું કરવું જ છે પણ એને ક્યારેય કોઈ કહેનારું મળ્યું નથી આ ન કરાય ગામડામાં તમે જાઓ પરંપરાથી જોઈને છોકરાઓ બીડીયું પીવે છે ગુટકા ખાય છે પણ એને કોઈ કહેનારું છે જ નહીં બહુ બીડી પીતા છે વડીલો શું કે એ અમારી આમન્યા રાખો આમન્યા છોકરા અમે તમારી જેમ પીતા પણ હામી ન પીતા મતલબ છુપાઈને પીતા પીવો એનો વાંધો નહીં પણ અમે બેઠા ને અમારી સામે આમ ન જગાવો અર્થ શું એને કોઈ કેનારું નથી કે આ ન પીવાય મારી વાત સમજાય છે ને તમને કોઈ કેનારું નથી કે આ પીવાય નહીં આ હિંસા ન કરાય માંસ ન ખવાય ચોરી ન કરાય લાંચ ના લેવાય વ્યભિચાર ના કરાય પરસ્ત્રીમાં આંખ ના બગાડાય એને એને કોઈ કેનારું જ નથી ક્યારે કોઈ સંભળાયું નથી નહીતર ઘણા એવા સરળ ચિત્ત હોય છે કે જેને સારું સંભળાવો શ્રીજી મહારાજને મળવા માટે જ્યારે લોયાતી મહારાજ મીણાપુર આવતા હતા વચ્ચેથી સરપાન સરતાનપુરના કાંઈજી દરબારનું કામ હતું એટલે બોલાવ્યા તો આવ્યા હોકો પીતા પીતા આવ્યા ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજે કીધું અરે દરબાર આવા હોકા ક્યાં સુધી ચૂચિયા રાખવા છે તરત બોલ્યા અરે પ્રભુ તમારી જેવા કોઈ કહેનારા મેળા નહોતા ત્યાં સુધી હોકો ફેંકી દીધો કેનારા મેળાનો તો ત્યાં સુધી પ્રભુ કોઈએ કીધું નથી આટલી ઉંમર થઈ ત્યારે આ ન પીવાય મારો બાપો પીતો હતો ડાડો પીતો હતો અમે દરબારોમાં બધું આ હોય જ હોકો પીડ્યો હોય નળિયું બધી લાંબી કરી ભૂકું જ મારતા હોય એવી રીતે માંસાહાર એવી રીતે હિંસા સસલા મારવા ખાવા વઘારવા એ જ છે બીજું શું છે જન્માષ્ટમી એટલે જુગાર રમે જુગારાષ્ટમી બસ બધા રમે કોઈનો ના પાડે નહીં લ્યો ગામડામાં બાપ ના પાડે નહીં દાદી ના પાડે નહીં દાડો ના પાડે નહીં બેન ના પાડે નહીં ભાઈ ના પાડે નહીં કોઈ ના જ પાડે નહીં જુગા તો જન્માષ્ટમી રમવાનો જ હોય ને આ તો કઈ ફરાળી ચીજ છે કેવું ક્યાં કૃષ્ણનું પૂજન ને અર્ચન ને વંદન ને દાસ્ય ભક્તિ ક્યાં મીરા ને ક્યાં રાધા ક્યાં અર્જુન અને ક્યાં જુગાર પણ મને કોઈ કેનારું નથી એમ આમાંથી રમેલા જ છે ને ગામડે તો નાના હશે ત્યારે જુગાર જન્માષ્ટમી રમ્યા જ હોય કારણ કે ત્યારે કોઈ કેનારું નહોતું શરમાવું નહીં પણ કેનારું નહોતું આજ તમે ન રમો આજ તમે ન રમો તમને કોઈ આપે તો કે ભાઈ અમારામાં એ ન આવે આજ તમને શરમ આવે ને તરત આ કરવાના એમાં રસી ના આવે આ શું કરવાનું છે એના કરતા શેર બજારમાં ના પડી આવા જુગાર રમીને શું કરું એ એક જુગાર જ છે ને પહેરવાના કપડા ન રે એટલી હદ સુધી આ બીજું શું જુગાર જ છે ને ભાઈ જુગાર જ એટલે આપણે ઘણી વાર ગામડે જઈએ ક્યારેક નજર કરીએ મને વિચાર આવે મેડમ આ એક ગામ હોય પાંચ દસ સત્સંગી હોય તો હોય એનો અર્થ શું શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતો મોકલ્યા પોતે માણકી ઘોડીના ગુડા દુખી જાય એટલી ફેરવી એટલું રખડ્યા ક્યાં ક્યાં તમે જાઓ તો અહીંયા મહારાજ આવ્યા હતા આ ઓટલે બેઠા હતા અહીંયા જીમા હતા અહીંયા કેટલા ગામડા ફેર્યા ક્યાં ક્યાં ક્યાં ક્યાં કેટલું કેટલું ફેર્યા એક ગામમાં તમે મહાદેવ ડેરે સભા કરી હતી અહીંયા વાવને કુળાવે મહારાજ ના હતા અહીંયા અહીંયા મહારાજે સભા કરી હતી અહીંયા ફલાણા માણસને સત્સંગનો બોધ કર્યો હતો કેટલું મળે ત્યારે એ સાધુ હોય બધા પાછળ પાછળ ફરીને લાકડીઓનો માર મારફાર ખાઈ ખાઈ નહીં પણ સત્સંગ કરાવે એટલે ખેડૂ બેઠેલો તેની વાડીએ સાધુ જઈ ચડ્યા એટલે સાધુ પેલા કે ભાઈ પટેલભાઈ થોડી વાર હોય તો મારે તમને થોડી સત્સંગની વાતો કરે <laughs> એલા તું બાવલિયા નવરો હું ક્યાં નવરો હું રખો ઘેર થઈને થઈ ગયો હવે ક્યાં હોય કે કોઈ તો જીડ્યો નહીં પાછો આવ્યો થોડી વાર પછી ત્યાં પાછા સાધુ કે પાછો હવે તમારે ટાઈમ હોય સમય હોય તો મારે થોડી વાતો કરે <laughs> ઉભો થઈ ગયો સાધુ કે આને વાત તો કરવી જ છે કે પટેલ ક્યાં જાઉં છું તો હું ગમે ત્યાં જાઉં સાધુ વાહ આવેલો તેને હાથી જોડ્યું તો સાધુ કે હું તમારે હાથીને હેરો હેર હાલો તમને કઈ વાંધો છે કા મારે તને ભગવાનની વાતો કરી ભગવાનની વાતો શરૂ કરી તો એટલે પરણો અડાડી ગયા આમ પાછળ રે મારો બળદ ભડકે કળિયું ભાંગી નાખે હા તું તું અહીં ક્યાં વાહે પીડ્યો તુકારા ખાય મેણા ખાય લાકડીના ગોદા ખાય એ ભાઈ અરે સાધુ કે વાંધો નહીં હો વાંધો પાછળ ઉભા પાછળ પાછળ હાલે અને કીર્તનની કડીઓ બોલે રામાયણની ચોપાઈ બોલે પહેલાને વાતું કરે ભગવાન ભજવા જેવા છે એટલે એ ધીમે બૂમું પાડ મારો બળદ ભડકે ઉતાવળો હાલી જાય છે ચા ત્રાહો પાંગો થઈ જાય છે ના ના ધીમે તમે સાંભળો એમ જ બોલીશ આમ વાતું કરે ઉથલે ઉથલે ઉથલે ઉથલે બપોર થતા તો દિલ રંગી નાખે ને કંઠી પહેરીને સત્સંગી થઈ જાય એ ગામડે ગામડે જે સત્સંગ કર્યા હતા એ કંટા કાઠીઓ ઉભા માણસે ચીબડાની જેમ કાપી ધાર તલવારની જો બરાબર થઈ છે એવા બધા કાઠીઓ તો ત્યાં જ ભગવાન સ્વામીને દામા નાખ્યા એ જોબન વડતાલા પૂળો પૂળું મૂછું લીંબુ ખોવાઈ જાય અઠવાડિયા જડે એવા મૂછના પૂળા પૂળા ઘણી વાર નાના છોકરાની સામે આમ જોવે તો પેલાની એકી ચાલુ થઈ જાય એવા ડરાવના ખરેખર એવા હતા મેં તો હમણાં કીધું થોડા દાડા પેલા એક જણા હોય તો હવે દોડે ખરેખર તમે જોવો ને આવે મોટી મોટી મૂછો ને શરીરે એવું પઠ્ઠા જેવું આમ હાલે ને તો આમ બીક લાગે મારી સામે આવીને બેઠા મેં કીધું મારે તો કામ છે તમે જાઓ એ જે બોલ્યા એમ છે હા તોય આમ પવનના આંચકા આવ્યા આવા જ કાઠી દરબાર એ જમાને કેવાય છે તમે જુઓ એને ત્યાં દામા નાખ્યા અને એના કુળમાં કેવા સંસ્કારો એવા દરબારો સવારના પોરમાં બેસી જાય ત્રણ ત્રણ કલાક ધ્યાન કરે આંખ ઉગાડે નહીં એવા કીડીને મારે નહીં જે મૃગલાને સસલાને મારી મારીને કાચા ચાવી જતા હતા એ આજે કીડીનું કીડિયારું પૂરે એવા થઈ ગયા મંદિરો કર્યા ગામમાં આજ એ જ દરબારોના વંશમાં સત્સંગનો છાંટો નથી કેમ સાધુ નથી જતા કોઈ કથા કે કોઈને સંભળાવે તો એના વંશ પરંપરા એના બાળકોને ખબર પડે મારો બાપ કેવો હતો મારો દાડો કેવો હતો મારે શું કરવાનું છે કોઈ કહેનારું નથી વિડીયો ભૂકે વ્યસનો ભૂકે દારૂ પીએ બધું કરે મંદિર મંદિરના બોલતાના વાસણો વેચી વેચીને દારૂ પી જાય મંદિર સાચવવા વાળા નથી કોઈ ગામડાઓમાં ન રહ્યું સત્સંગ ઘણી જગ્યાએ અને જ્યાં સાધુઓ ફરતા રહ્યા ત્યાં તમે જુઓ તમને ખબર છે ગીરના જંગલમાં સિંહ જે માર્ગેથી વયો ગયો હોય ત્યાં હરણું એ ઘાસ કોઈ ચરે નહીં ત્યાં આમ મારે આમ જે મોઢું અડાડે ને ત્યાં એને સિંહની ગંધ આવે નીકળી ગયો હોય જે રસ્તે એ એ આજુબાજુનો ઘાસ કોઈ હરણું ચરે નહીં ગીરના પૂજજો એમાં એને સિંહની ગંધ આવે આમ મોઢું અડાડે આમ કરી જાય નો ખાય જોવા માંડે ચારે બાજુ કાનના ભોયણા કરીને કઈક હાવજદાલો મોટો બેઠો જ હોવો જોઈએ એમ જે માર્ગેથી વયો ને અડધો કલાક થયો હોય તો એ ઘાસ હરણાઓ ન ચરે એમ જ્યાં સાચો સાધુ ફરી ગયો હોય ત્યાં કોઈ દી આવા પાપ ન આવે પણ ફરતા નથી સત્સંગ ઓછો થઈ ગયો સાધુ ઓછા થઈ ગયા બધું ઓછું થઈ ગયું ઘણું બધું અને મૂળ સાધુઓ જઈ શકે નહીં એવી બધી પરિસ્થિતિઓ જ્યાં જવાય છે જ્યાં જઈ શકાય છે ત્યાં સત્સંગ છે મૂળ વાત છે સાચું કઈક સાંભળવાનું કાનમાં પડે તો ઉગે આ શ્રવણનો મહિમા છે પ્રથમ શ્રવણ ભક્તિ છે પ્રથમ ભગતી સત્સંગ કર સંતન કર સંગા શરૂઆત ત્યાંથી થાય સાંભળવામાં કાચા ન પડો વ્યસની ને વ્યસન ન મળે અને વ્યાકુળ થઈ જાય એમ કથા સાંભળવા ન મળે ને જીવ મળે મીચડાવા ત્યારે સમજવાનું હવે બીજ ઉગશે આ તો મળે તો ભલે ના મળે તો ના મળે તો કશો વાંધો નહીં સાધુને તો ધંધો જ છે બોલ્યા જ કરે તો તમારે સામે ધંધો છે સાંભળવાનો અને ક્યાં કોઈના માટે સાંભળ્યો છીએ અત્યારે તમે સાંભળો છો તો તમારા દિલમાં નહીં ફેરફાર થયા હોય હે સતત સાંભળવું પડે શ્રવણનો મહિમા છે ભગવાન બુદ્ધ પાસે એક શ્રેષ્ઠી આવ્યો અને શ્રીમંત હતો માણસ એને એક દીકરો હતો બુદ્ધની સામે આવીને બેઠો પણ આંખમાં આંસુ આવી ગયા બુદ્ધ કરુણાથી બોલ્યા કે તમને શું તકલીફ છે પ્રભુ કહી શકતો નથી હું તો આપના સત્સંગમાં આવું છું મારે એક લાડલો દીકરો છે ધન સંપત્તિની કોઈ સીમા નથી પણ મારું માનતો નથી દીકરો પૈસા માગે એટલા મારે એને આપવા પડે છે અને શરાબ સુંદરીમાં મોજ વિલાસમાં એ વાપરે છે ઘરે ક્યારે આવે મારે પૂછાતું નથી પૂછું તો સરખો ઉત્તર આપતો નથી ઘરનો કંકાસ બહાર ક્યાં લઈ જાઓ અમારા ઘરની આબરૂ છે વેપાર ધંધો મોટો છે એક દીકરા ઉપર આશા હોય એ વેપાર ધંધામાં ધ્યાન આપતો નથી તો પ્રભુ એક તો એના જીવનનું પણ બળે છે બીજું મારા વારસાનું પણ બળે છે આનો ઈલાજ શું ભગવાન બુદ્ધ કે ઈલાજ તો સત્સંગ છે એને લાવો થાકી ગયો કઈ કઈને થાકી ગયો હું જાણું છું કે તમારી પાસે આવે સાંભળે તો જરૂર સુધરે વાત જોજો કેટલી મજાની છે આપની પાસે આવે તો સુધરે ઘણાને મેં સુધરતા જોયા છે પણ હું એને હાથે પગે મારો દીકરો હોવા છતાં પગે લાગ્યો છું કે તું મારી સાથે ચાલ તો મને એને ઠુકરાયો છે પણ ક્યારે અહીંયા આવવા માટે રાજી થયો નથી એટલે આજે હું તમને વિનંતી કરું છું કે હવે ઈલાજ શું જ્યાં દવાખાને આવવા જ માગતો ન હોય તો એ દર્દી સાજો કેમ થાય ભગવાન બુદ્ધ બહુ મરમાળો છે ને એટલું જ બોલ્યા શ્રેષ્ઠી તમારી પાસે છે શું મારી પાસે તો ધન સંપત્તિ છે છે ને હા એને સાધન બનાવો એને માધ્યમ બનાવો આટલું બોલીને બુદ્ધ મૌન થઈને ધ્યાનમાં ઉતરી ગયા બોલું વિચારવા માંડ્યો કે આને મારે શું માધ્યમ બનાવવું છોકરાને સુધારવા માટે બુદ્ધિ એટલું જ બોલ્યા કે એને તમારી પાસે સંપત્તિ છે ને એને માધ્યમ બનાવો એને સાધન બનાવો ખૂબ વિચાર કર્યો પણ બુદ્ધિવાળો માણસ હતો વિચારી ગયો ખ્યાલ આવી ગયો કે બુદ્ધ શું કહેવા માંગે ઘરે આવ્યા બહુ પ્રસન્ન થયા સવારનો દિવસ હતો છોકરાએ કહ્યું કે પિતાજી લાવો પચાસ અશરફી આપો સુવર્ણ મુદ્રા સિક્કાઓ જે ચલણ મને આપો એના પિતાએ કહ્યું પચાસ મુદ્રિકા નહીં પચાસ સિક્કા નહીં સો સિક્કા આપું હે છોકરાને મારો બાપ બદલાઈ ગયો સો સિક્કા આપશો હા કેમ નહીં સો સિક્કા રોકડા આપું પણ એક શરત સાથે આપું શું મારી સાથે ભગવાન બુદ્ધનું એક કલાક પ્રવચન સાંભળવાનું પછી સો સિક્કા તને ગણી દઉં માધ્યમ બનાવો સાધન બનાવો હવે પૈસાની લાલચ હતી એટલે કીધું કઈ વાંધો હું તમારી સાથે એક કલાક આવીશ પૈસાની લાલચથી આવ્યો શ્રેષ્ઠી ખૂબ ખુશ થયા બેઠા ભગવાન બુદ્ધ દ્રષ્ટિ કરી કે માધ્યમ બીનું છે પૈસો અને ભગવાન બુદ્ધની વાણી વહેવા માંડી પેલા ને કઈ કથામાં ધ્યાન નહોતું રૂપિયા ગણતો હતો બેઠો બેઠો સમય જોતો હતો પડછાયા ઉપર નક્કી થતું હતું કલાક થયો કેટલો કલાક થયેલો બાપુજીને ઠોહો માર્યો ચલો પપ્પા તકે ચલવાની કઈ વાત નરી ઘી સાંભળ જ લાવ્યો છો લે જા આપી દીધા એટલે નીકળી ગયો બીજો દિવસ થયો લાવ બાપુજી 50 સિક્કા 100 સિક્કા આપો કલાક સાંભળવા આવવાનું આવો બેઠો પણ ક્યાં સુધી જીગ જીલે તમે વિચાર કરો હે વરસાદ પડ્યે જ રાખે પડ્યે જ રાખે તો છત્રી ક્યાં સુધી જીગ ઝાલે અમુક હદ સુધી પછી તો છત્રીય કાંકા ફાંકા થઈ જાય કાગડો થઈ જાય ક્યાં સુધી જીવે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ જે ચારે બાજુ જોતો તો ક્યાંક તો શબ્દો પડી જાય ધીમે ધીમે એને રસ પડ્યો ભગવાને ક્યારેક એવી જાતક કથા ઉપાડી હોય તો સાંભળવાની તો બાળ વાર્તા જેવું હોય તો કેટલું જ રસ લાગે સાંભળવા રસ આવ્યો સાંભળવા બેઠો એવી રીતે બે ત્રણ દિવસ ગયા બદલાવા માંડ્યો ધીમે ધીમે ધીમે ધીમે બદલાયો ઘરે આવીને એના બાપુજી પાસે એને સિક્કા માગ્યા નહીં એના પાપાએ સામેથી કીધું કે બેટા તારે સો સિક્કા નથી જોતા તો આજ મારે જરૂર નથી ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમા કરતા સાવ જ બદલાઈ ગયો હવે ઘરે આવીને ધ્યાન કરે છે શાંતિથી બેસે છે બુદ્ધના વચનોનું લેખન કરે છે એની ગોષ્ઠી કરે છે માતા પિતાને પ્રણામ કરે છે શાંત ચિત્તે બેસે છે અને કોઈ ભીખું આવે તેને ભિક્ષા આપે છે બહાર જવાનું નામ લેતો નથી સામેથી પિતાને પૂછે છે ઓફિસે દુકાને ક્યારે જવાનું છે હું મદદ કરું છોકરો બદલાય ગયો કેમ સત્સંગથી એ સત્સંગ શબ્દથી નહીં ખાલી સત્સંગ શબ્દ શબ્દ નહીં સમજતા એમાં જીવનની કળાની વાતો આવે છે હાઉ ટુ લીવ આ જીવન શા માટે છે સાચું સુખ ક્યાં સમાયું છે જેને આપણે માનીએ છીએ કે અહીંયા સુખના પડીકા બાંધ્યા છે ત્યાં દુઃખના પડીકા સિવાય કશું જ મળતું નથી વાત સાચી જ છે ને તમે જુઓ બધા ગ્રહસ્થોને ખબર છે પરિણામ પછી કાંઈ સુખ મળતું નથી છતાંય દરેક મા બાપ એના છોકરાને પરણાવવા માટે એટલો ઉતાવળો હોય છે એટલો જ વહેલો પસ્તાય છે કઈ તમે જુઓ ક્યારે કોઈ મા બાપને એવું થતું જ નથી કે આપણે બહુ ઠોકર ખાય તો આપણા છોકરાને નથી પરણાવો એકલો રેન મજા કરે સંપત્તિ બહુ છે લેર કરે દસ હજાર નો રસોઈયો રાખે ખાય શીરો પીરીને મજા કરે શું વાંધો છે પણ નહીં એને પરણાવો ઈર્ષા છે એક દ્રશ્ય બાપને એ કરમ ધોરાને ખબર પડે કેટલી વે હો થાય અમે હેરાન થઈ ગયા તું શું ખાટી જાય છે અમારી નજર સામે દુખી થા નહીતર ખબર જ છે ને તમે આ બધા તમે સામે બેઠા છો પરિણામ પેલા કેવા હતા ફૂલખણી જેવા આટા મારતા તો અગાસી ઉપર કેટલી વાર જાય આવી ખબર ન પડે હવે ત્રણ પગથિયા મન ચડાય ઢીલા ઘે જવા જયારે મળો ત્યારે કેમ આ બસ ઠીક હાલે છે એ જ્યાં સુખ માન્યું છે ત્યાં સુખ નથી કામ ક્રોધ લો મો મધ મચ્છર ઈર્ષા તૃષ્ણા આશા અહમ આ બધું જેને એમ માન્યું હતું કે આ તો પ્રેસ્ટીજ છે કંઈક મારો આમ સ્ટેટસ છે એ તો દુઃખનું કારણ છે છોકરાને સમજાયું કે જેને આપણે ભોગ માનવા જાય છે એ જ મોટો રોગ છે એ જ દુઃખ છે તમે કોઈની પાછળ હું તમને સમજાવી ભાષામાં કહું તમે કોઈની પાછળ લટ્ટુ થયા હોય અને એ તમને કાંઈ ન ભાવ દેખાડતા હોય તો તમે દુઃખી થાવ ને પણ તમારે જોતું જ ન હોય તો તો કાંઈ દુઃખ ખરું ત્યારે એનો અર્થ જ એ છે જેને કાંઈ નથી જોતું એના જેવો કોઈ સુખી નહીં ચાહ ગઈ ચિંતા મીટી મનમાં બેપરવા જીસે કછું ને ચાહીએ વો તો શાહન કા શાહ કઈ જોઈએ જ નહીં લ્યા એના જેવો કોઈ રાજાનો રાજા કોઈ નહીં આ જોઈએ છે તે જોયે છે જરાક બૈરા હસીન બોલે તો એનો સુરત હાર ઉગે એવું બધું હોય તો દુઃખિત તમે ધંધા થઈ ઓલા ને રજો ગુણ તમો ગુણ આવતો હોય ક્યાં સુધી તમારે આ કિરા રાખે હે હા હા આને તો હું ઈ સ્માઇલ આપે તો આનો સૂરજ હારો ઉગે હવે એ તારો સ્માઇલ ગાળ્યો એનો આખો એનો આખો માઇલેજ પૂરા થઈ ગયા છે હવે કઈ જોયે જ નહીં તો એને શું સુખ જ છે ને છોકરાને સમજાયું કે ખરેખર સુખ કઈ ન જોઈએ એમાં છે અને જેને દોષ કહીએ છીએ એમાં સુખ નથી સુખ ગુણમાં છે અને છોકરો સમજો દોષનો ત્યાગ કર્યો ગુણની સાધના કરી અને સારામાં સારો પુત્ર બન્યો સત્સંગથી અને શબ્દ પડે ને ભાઈ આ બધા બેઠા હતા ને સાધુ સંતો બધા ચર્ચા નીકળી હતી ને એમાં આવું નીકળ્યો અદભુત વાત તો એ કે એટલે અમૃત ક્યાં છે તો એટલે કીધું અમૃત તો સ્વર્ગમાં જ છે તો બીજા એની વાત કાપી ભાઈ સ્વર્ગમાં અમૃત હોય તો ત્યાંથી લોકોને પડવાનું શા માટે થાય અમૃતનો અર્થ એ જ કે જે મરવા ન દે મરેલો હોય એના મોઢામાં મૂકો તો બેઠો થઈ જાય અમૃત મરવા ના દે અને મરી ગયો હોય તો જીવન આપે એને અમૃત કહેવાય તો સ્વર્ગમાં અમૃત છે એમ કયો છો તો સ્વર્ગમાંથી પડવાનું પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશાંતિ ત્યાંથી પડવાનું શું કામ થાય જો અમૃત પીતા હોય ને અમૃત હોય તો માટે નથી તો કે અમૃત પાતાળમાં છે તો પાતાળમાં હોય તો પાતાળમાં નાગ દેવતાઓ વસે છે તો વાસુકીન બધા ત્યાં વસે છે જો ત્યાં અમૃત હોય તો એ બધા નાગ ઝેરી કેમ ઝેર સમાપ્ત થઈ જવું જોઈએ માટે અમૃત નથી ત્રીજા સાધુએ કીધું અમૃત ચંદ્રમાં છે ત્યારે એક સાધુ વાત કાપી ચંદ્રમાં અમૃત હોય તો એ ચંદ્ર ક્ષીણ કેમ થાય છે પૂનમ પછી આમાં કપાય તો અદ્રશ્ય કેમ થઈ જાય છે એની કળાઓ કેમ ક્ષીણ થતી જાય છે જો અમૃત જ હોય તો ક્ષીણ ના થવું જોઈએ વાત સાચી છે તો કોઈ કે અમૃત સાગરમાં છે તો કે સાગરમાં અમૃત હોય તો ખારો કેમ છે એ કે ખારો દૂધવા જેવો છે તો કે એમ કેમ કેમ ખારો છે અમૃત ક્યાંથી હોય ત્યારે એક વૃદ્ધ સાધુ હતા એમણે કીધું તાળી વગાડીને એમણે કીધું ભાઈ સાંભળો સાંભળો સુધા વસતી રહી કંઠે ભગવત જનાના જે સાધુ સંતો ભગવાનની કથા વાર્તા ગાય છે એના કંઠમાં અમૃત હોય છે ક્યાંય ભગવાનના ભક્તો ભગવાનના ગુણ ગાનારા એની કથા ગાનારા એવા સાધુ પુરુષો ભક્ત પુરુષો એના કંઠમાં અમૃત છે એના અમૃત જેના કંઠમાં જેના કાન દ્વારા એના જીવમાં જાય છે એ જીવ પછી અમર થઈ જાય છે એના ઝેર નીકળી જાય છે એના દોષ નીકળી જાય છે એને ખારાશ નીકળી જાય છે એને ક્ષીણતા નીકળી જાય છે એના કલંક નીકળી જાય છે એના વિષ નીકળી જાય છે એને ક્યારેય નપતંત યદ ગતવા નિવર્તન તે તદ્ધામ પરમ બધું જ પ્રાપ્ત એને થાય છે પણ પીવું જોઈએ મૂળ વાત છે દર્દ હોય તો રોગ ક્યારે જાય દવા પીએ તો જ નહીં પણ તમે દર્દી છે ને એ ત્રણ ચાર પ્રકારના છે હું અહીંયા એક બે જ કહીશ <laughs> હા એક દર્દીનો એવો પ્રકાર એને ડોક્ટર બતાવે પ્રિસ્ક્રિપ્શન લખી આપે આટલી આટલી દવા આટલા આટલા ટાઈમ લેવાની આટલું જમવાનું સવારે હળવું લેવાનું સૂપ જ્યુસ લેવાનું મગ ભાત દાળ ભાત લેવાના ઢીલી ખીચડી ને દૂધ જે કંઈ છાશ એ લેવાનું બસ અઠવાડિયું આમ દવા લેવાની અઠવાડિયા પછી જોઈને બદલશું પછી એક રીતે આગળ વધશું એ જે પ્રમાણે ડોક્ટરે કહ્યું હોય એ જ પ્રમાણે ચીવટથી દવા લે અને એમણે જે પથ્ય કીધું એ જ પ્રમાણે ખોરાક લે એમાં જરાય રજનો ફેરફાર ના કરે અને સ્વયં ભૂલીએ એને કોઈ કેવું ન પડે ખબર છે ને એવા દર્દીઓ હોય ડોક્ટરે કીધું વાત પૂરી થઈ ગઈ એ જ પ્રમાણે કરવા એમ સમાજમાં સત્સંગમાં પણ એવા માણસો હોય છે કે ભગવાનના શાસ્ત્રોમાં સંતોમાં કથામાંથી જી આવ્યું બસ પીવા જ માંડે કરવા જ માંડે એમાં જરાય પછી ફેરફાર ના કરે સાજુ થવાનું છે સાધુએ કીધું ભગવાને કીધું શાસ્ત્રએ કીધું યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો અને બધા હતા અને કૌરવો બધાને બેસાડીને દ્રોણ ગુરુ એ પેલો પાઠ આપ્યો સત્યમ વદ ધર્મમ ચર ક્રોધમ કુરુ અને આખા એ ત્રણેયને એને વિશ્લેષણ કરીને સમજાવ્યા કે આટલા આટલા દોષ છે ને આવી રીતે થાય ને આવું રવું થાય માટે આ ક્રોધ ન કરવો ખોટું ન બોલવું અધર્મ ન આચરવો એની આખી ડિટેલ જે આખું વિશ્લેષણ એ દ્રોણ ગુરુએ એકસો ને પાંચેય જણાને સમજાવ્યું એક દોઢ કલાક સુધી એનું વ્યાખ્યાન ચાલ્યું અને કીધું કાલે હું પૂછીશ આ પાઠ પાકો કરીને લાવજો બીજા દિવસે તરત આવ્યા ને પછી બધાને પૂછ્યું બધા થોડું થોડું પોઈન્ટ મુદ્દાઓ કહીને બધું સરસ મજાના વ્યાખ્યાનો આપ્યા કે આપે આમ કહ્યું આપે આમ કહ્યું આપે આમ કહ્યું યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું તો કે મારે કઈ પાકું થયું નથી તો ફરીથી સમજાવ્યું એ તો મોટા છે અને ફરીથી બધું સમજાવ્યું કાલે પાકું કરીને લાવજો બીજા બધા પણ પાકું કરીને લાવજો બીજે દિવસે બીજા આવ્યા તો ઓર ધાર કાઢીને સરસ મજાનું પ્રવચન બોલ્યા દુર્યોધન જેવા બધા આવ્યા ત્યાં સરસ એટલું બધું સરસ બોલ્યા યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું તો કે પાઠ પાકો નથી થયો ત્યારે સેજે બધા હસ્યા અને ગુરુ દ્રોણને પણ એમ થઈ ગયું કે આ તો બુદ્ધું લાગે છે હવે આમાં કેવા કૌરવનો કે આ વંશનો ગાદી અધિકારી થઈ શકે રાજવંશ છે કઈ બીજું થાય નહીં ત્રીજો દિવસ ચોથો દિવસ સાત દિવસ થઈ ગયા પછી ધ્રુરુ ગુરુ દ્રોણનો મગજ છટક્યો અને કીધું યુધિષ્ઠિર મહારાજ રાજકુંવર હો તો ભલે રહ્યા પણ હું રાજકુળનો ગુરુ છું શિક્ષા ગુરુ છું વિદ્યા ગુરુ છું તમને આટલા આટલા દિવસ થાય છે આટલો આટલો સમજાવવા એક પાઠ આગળ વધતો નથી તો તમે શું સમજો છો અમને શિક્ષાનો અધિકાર છે ફેરવીને એક ઝાપટ મારી દીધી પાઠ પાકો થઈ જવો જોઈએ એ જ ક્ષણે યુધિષ્ઠિર મહારાજે કહ્યું ગુરુ મહારાજ એક પાઠ પાકો થઈ ગયો ક્રોધ માં કુરુ હવે મને ક્રોધ ના આવ્યો તમે માર્યો ને ક્રોધ ના આવ્યો પાઠ પાકો થઈ ગયો આ જીવવાનો પાઠ કરતા હતા આપણે કથા સાંભળીએ છીએ એ કંઠસ્થ કરવા કાર્ય છે અને આવા સરળ ચિત્ર લોકો જીવવા માટે સાંભળે છે કે હું આ પાઠ પાકો નહોતો થયો અને મતલબ મારાથી હજી ખોટું બોલાઈ જાય છે મારાથી થોડો અધર્મ થઈ જાય છે મારાથી હજી થોડો ક્રોધ થઈ જતો હતો પણ આજ તમે લાફો માર્યો તો મને જરાય ક્રોધ ન ચડ્યો પાઠ પાકો થઈ આવા સરળ ચિત્ત એક દર્દીઓ હોય છે સમાજમાં સત્સંગમાં કે જે જે કીધું કરવા જ માંડે હરીશ સત્યવાદી હરિશ્ચંદ્ર નું નાટક જુએ અને ગાંધીજીને થઈ જાય ગાંઠવાળી જ લે બસ હવે જીવવું તો સત્યમાં જીવવું બોલો અને આપણે તેમ થાય તો કે આ તો નાટક વાળા છે અને કઈ એમ જ કહ્યું કે આટલું બધું કઈ તેદી થયું ન હોય તો બધા લખી નાખ્યું હોય મૂળ માંથી જ કાપી નાખ્યું આવું કઈ હોય ને કે વેચાઈ ગયા હોય ને આવું બધું કઈ હોય નહીં કઈ કોઈ જાય નહીં હોય ઘર મૂકીને એટલે એક પ્રકારના દર્દી એવા છે સમાજમાં કે જે કહ્યું એને એપ્લાય કરે પાલન મંડે કરવા પણ એ વર્ગમાં આપણે નથી આપણે હજાર તર્ક થાય છે આટલું સાંભળ્યા પછી શું તમે એમ માનો છો તમે બધું એપ્લાય કરવાના છો એવા નથી યુધિષ્ઠિર નથી કોઈ પણ બીજો પ્રકારના દર્દીઓ એવા છે કે એ સાંભળે એની દર્દી છે સાજુ તો થવું જ છે ને એને ડોક્ટરે લખી દીધું હોય આટલું એટલું કરજો આટલું એટલું કરજો દવા બાજુમાં પડી હોય લે નહીં જ્યારે તમે યાદી આપો ત્યારે લે એ ભાઈ દવા લઈ લેજો હા હા લઈ લઈ લઈ લઈ લઈ હાલો પછી આ જમવામાં બીજું જમતા નહીં તમે ખાલી મગભાત ને આવું જ લેજો હા વાંધો ને રોટલી લીધી હોય તો પછી કાઢી નાખે નહીં તો ખબર છે ડોક્ટરે ના પાડી છે રોટલી ના લેવાય હજી તાવ ભર્યો હોય ને તો થેપલા લઈને બેહે ભજીયા લઈને બેસે પકોડી લઈને બેસે પછી કે તમને ડોક્ટરને ના પડી હા ના પાડી કાઢી નાખો દાળ ભાત ખાશું સતત એને કોઈક યાદી આપવા વાળો જોઈએ આવો મોટો વર્ગ સત્સંગ અને સમાજમાં છે એને ખબર છે દારૂ ના પીવાય બીડી ના પીવાય સિગરેટ ના પીવાય જુગાર ના રમાય ખોટું ના બોલાય ખોટું ના કરાય એકાદશી કરાય બધા નિયમ ધર્મની વાત હોય એને ખબર હોય પણ સતત જોઈને તમે યાદી આપો તો કરાય હું ઘણા પછી અહીંથી કોઈ બહાર ગયા હોય આ બધું વંચ્યો પછી એને ફોન થાય ને વાત થાય પૂછું જો ભાઈ આ એકાદશી છે કરી છે આ શું છે યાદ તો હતું પણ પછી એમ થયું કે આપણે બહાર છે ને તો કાંઈ નહીં કે પૂજા પૂજા કરો છો કે કેમ તો પૂજા તો આપણે ત્યાં તો કરતા હતા ને આપણે ઘરે કરતા હતા બધે કરતા હતા પણ હોસ્ટેલમાં આવ્યા છે તેમ થાય કે અહીંયા બધું પછી મદારી વેળા ક્યાં કરવા અરે આપણે કરવું જોઈએ હા તો તમે કીધું છે કરશું કાલથી શરૂ તો પાછું શરૂ કરી દીધું એકાદશી તો એક હમણાં આ જન્માષ્ટમી ગઈ ને તે એક છે હરિભગત છોકરો હતો પછી ઓળખાણો એટલે ફોન આવ્યો બીજી હતો એક આ જન્માષ્ટમી છે તો ફલાહાર ને એવું કર્યું છે ને તો ના હું તો જેમો મેં કીધું નથી કરીએ છીએ પણ હવે એમ થયું કે અહીંયા ક્યાં કરવું એમ મેં કીધું કરવું જોઈએ સારું તો હવે હું સાંજે નહીં જમું યાદી આપો તો થાય એટલે સતત ને સતત યાદી આપવા વાળા જોઈએ અને એ બધો આપણો વર્ગ એને સતત કથા વાર્તાની જરૂર પડે સતત કેનારાની જરૂર પડે કે આપણાથી આ ન થાય આ ખોટું છે આ ખોટું ના કરાય આપણે સત્સંગી આપણે આ નિયમ આપણે આ ધર્મ આ કેવું જ પડે સાચું ખોટું કેનારા સતત હોય તો થાય એ ભાઈ એ જોજો વિષ્ણુ સહસ્ત્ર પાઠ લીધા છે પાઠ થાય છે ને ગેપ પડી ગયો તો પણ પાછો કરી દઈશું કેટલા દિવસનો પડ્યો કે ત્રણ દિવસનો તો આજે બીજા ડબલ કરતા નાખજો ભલે ભલે એમ પાછા કર પણ યાદી આપો ઘણા બળદ એવા હોય ડચકારો કરવો ન પડે ધોસરી મૂકીને હાથીએ જોડ્યા એટલે એની લાઈનમાં ચાલ્યા ને જાય અને ઘણાને સેજે વારે વારે થોડી રાયસા મડાડવી પડે સેજ આમ કરો નહીં તો ધીમે ધીમે ધીમે સ્પીડ ઘટી જાય બોલો કઈ ન હોય તો ધીમે ધીમે ન પડે જરીક આમ રાઈસ અડતી રે ને તો તમારે ખડખડ ખડખડ ખડખડ ખડતા હાલતા પણ રાસ જેમ સેજ ઢીલી પડી તો તરત ઠંડો પડી જાય એ માઇલા આપણે મોટો વર્ગ છે સતત કહેનારો જોઈએ નહીં તરત ભૂલાઈ જાય ઉભા થઈને તરત ભૂલાઈ જાય ભાઈ ઉભા થઈને તરત ભૂલાઈ જાય શું કીધું એ બધું નીકળી જાય યાદ રાખ કેનારા જોઈએ એટલે સતત સાંભળવો એટલું જ નહીં પણ યાદી આપનારા સાધુની પણ સતત જરૂર છે સતત કે ભાઈ એ જોજો એ જો એ ભાઈ જોજો એટલે શ્રવાણ પછી સહવાસ જોઈએ કોઈ સાધુ જે આપણને કે ભાઈ યાદ રાખજો આ કરવાનું છે આ આપણો સ્વભાવ ભૂલકણો છે એક જણો ઓફિસે ગયો હતો તે પલળીને આવ્યો ચોમાસું હમણાં બહુ ને ગમે ત્યારે સાસુ ચોમાસું ક્યારે વરસે કઈ કહેવાય નહીં પલળીને આવ્યો અને એની ઘરવાળી ખીજાઈ એને આ બધા લબાચા સુકવવા પડે ને તમને પણ કેટલું કેટલું જ કીધું કેવામાં હોઠ કરડી જાય તો આને અમૃતના ઘૂંટડા આવે તોય મલકાય મોઢેથી દાંત કાઢે હા ઉલટાનું ઈ સ્માઇલ ઈ કચકચાવતી હોય અને આ સ્માઇલ આપે એટલે આટલું મીઠું મોઢું સાધુ વઢે ત્યારે રાખ્યું હોય તો સીધો અક્ષરધામ મજા ત્યાં તો તરત વાંકું પડી જાય છે બોલો અલ પલળી લાવ્યા તમને ખબર છત્રી અહીંયા ત્રણ ગુડાણી છે પણ હું જાતો તો ભૂલી ગયો છત્રી લેતા ભૂલી ગયા ભૂલી ગયા તમારે એટલું જ કેવું છે હવે અમારે આ બધું ધોવાનું ના કરવાનું ત્યાં કરવાનું ભૂલી ગયા હામે દંડા નથી દેખાતા કોડા છે આ પડી ત્રણ સામે પણ તને ખબર તો છે કે મારો ભૂલકણો સ્વભાવ છે હસીએ હવે હાલો ચા બનાવી નાખો બીજો દિવસ થાય એટલે પત્ની ક્યાં ભૂલી જાય છે એટલે એને છત્રી આપી લ્યો હા લઈ જાઓ હા હા લાવો તોય પાછો પલળી ને આવ્યો અને પછી રે જાયલા શું પણ તમને કેવું આજે આ પલળીને કુકડાની જેમ તમે આવ્યા પણ શું કરું તને ખબર તો છે મારો ભૂલકણો સ્વભાવ છત્રી તે દીધી પણ ઓફિસે ભૂલી ગયો ત્યાં પડી રહી એટલે ત્રીજે દિવસે એની ઘરવાળે છત્રી આપી બહાર કાઢ્યા ઓફિસે ફોન કર્યો પટાવાળાને કોકને કીધું કે આ નીકળે તે છત્રી આપજે આટલું પાકું કર્યું તોય પાછો પલળી નાયો અને કે પણ શું પણ છત્રી હાથમાં જ ખોલતા ભૂલી ગયો એટલે હાથમાંથી તો ખોલતા ભૂલી ગયો બોલો એમ ખિસ્સામાં શિક્ષા પત્રી હોય બધું જ હગે વગે હોય પણ છતાં જયારે પાળવાની વાત આવે ત્યારે ભૂલાઈ જવાય છે ધર્મ નિયમ આ બધું ત્યારે કોઈ કેનારો એ ભાઈ જોજો આપણા ત્યાં ના થાય એની જરૂર પડે છે નિતરા નથી થાય એ ગુણાતીતાનંદ સ્વામી ભક્ત પાછળ પાછળ ફરી ફરીને વાતો કરે ભાઈ એની સામેની વાતું ન સવારમાં ઉઠે નાવા ધોવા દાંતણું બધું પછી ઉઠ્યા એટલે તરત સભા થઈ જાય એ જુનાગઢની આ બ્રહ્માંડમાં નહીં થઈ હોય ક્યાંય આ એનો ક્રમ ઉઠી એટલે તરત સામે ગાદીએ બેસી જાય બધા પછી દાંતણ પાણી બધી પછી જ જવાનું સભા થઈ જાય નાયા ધોયા દાંતણ પાણી પીડાવે એમનેમ સીધા અને ગુણાતીતાન થઈ વાત કરે જોજો ભાઈ સપનામાં ભગવાન આવ્યા કે નહીં સપનામાં કઈ બીજું દેખાણું કે નહીં એમાં આંતર દર્શન કરવું આપણે વિચારવું આપણે ઘર શા માટે છોડ્યું આપણે સત્સંગમાં આવીને કેટલું થયું ભગવાનની મૂર્તિ કેટલી ધરાય છે ઉઠીને આપણને ભજન થયું કે નહીં મૂર્તિ ચુકાય છે કે નહીં નામસરણમાં રસ છે કે નહીં આ બધું તપાસું સવારના એ પોરમાં આવી વાતો કરે અને પછી કે જાઓ હવે બધા હરે જાઓ સ્નાન આદિ કરો કોણ મળે અમથો ગુણાતીત ગુણાતીત નથી કહેવાતો એ ગાયો માટે વીડમાં ઘાસ વાડવા માટે ગુણાતીતાન સાહેબ બધાને લઈને જાય આમ દાંતડા બધાને આપ્યા હોય અને દોઢસો બસો સંતો પાર્ષદો આમ વાઢતા હોય આખી વીડી વઢાતી જતી હોય ઘાસ આવડું આવડું હોય ગાયો માટે બધું વઢાતું હોય રાજાએ નવાબે ભેટ આપેલી વીડી એ આમ બધા વાઢે જતા હોય ને એટલે મોઢું તો આમ જ હોય ને બધાનું પણ વાહે ગુણાતીતાન સાહેબ આટા મારતા અને વચનામૃત વંચાતું હોય એની અરે હરિભગત હોય કોઈ શિવલાલ શેઠ જેવા આવા બધા હોય એવા છોકરા જુવાનિયા મોટા દૂધમલિયા હાથવાળા એને રાખ્યા હોય એ વચનામાં વાંચતા જતા હોય જોર જોરથી પેલા વઢાતું જાય અને સાંભળતા જાય અને સ્વામી પડકારા મારીને હરે હરે કરતા હોય તાકાત છે માયાની અંદર પ્રવેશી શકે અને જેવી રીતે વચનામાં પૂરું થાય સ્વામી તાળી વગાડે દાંતડા મુકાઈ જાય બધા ફરીને સ્વામીની સામે થઈ જાય અને સ્વામી પાછી એનું વિશ્લેષણ કરે વાત કરે કે આમાં મહારાજનો આવો અભિપ્રાય છે આપણે કરવાનું આ છે આ રહી જાય આ સમજવાનું રહી જાય આ ઉપાસના રહી જાય આ જીવને ચોખ્ખો કરવાનો રહી જાય ખોટ આપણે જશે સેવા કરવાની પણ અરે સ્મરણ જોઈએ સેવાને સ્મરણ હોય પણ શુદ્ધિ નહીં હોય તોય ઘણી ખોટ જાય છે ભલા આવો સત્સંગ મળ્યો છે તો કરી લ્યો નહીતર પછી રોવું પડશે આવા કેનારા નહીં મળે હાલો હરે વાટવા માંડો પાછા વાટવા મળે આમ સત્સંગ એ દિવાલોના ચણતર થતા હોય પથરા ને બેલા બધું ઉપાડે નખાતું હોય ત્યાં વળી પાછા એ આવે જોજો બેલા દિવાલમાં ગોઠવજો કોઈ હૈયા ઉપર ગોઠવતા નહીં બાપલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો અહીંયા એકે બેલું ન પડવું જોઈએ અહીંયા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવું જોઈએ દિવાલ ઉપર બેલા નાખજો હૈયામાં ભરતા નહીં વાસણ માંગતા હોય ત્યાં પાર્ષદોના અંતે હોય તો ત્યાં જઈને પહોંચે એ ભગવાન હંભાર જુઓ આ રાખના રગદોડા ખાલી સંભાળતા નહીં વૃત્તિ તૂટવી ન જોઈએ મૂર્તિમાં ચરણારવિંદના સંભાળજો સોળ ચીન સંભાળજો ગોઠણ સંભાળજો જાનુ સંભાળજો સાતળ સંભાળજો ખાપાનું ચીન સંભાળજો જમણે ગાલે ટીપકડી સંભાળજો આપણા મૂર્તિને ભૂલતા નહીં <laughs> આમ કેનારા શબ્દ છે એ ટાચણું છે આજે હું ખાલી એની કોપી બોલું છું તો તમે હજર થઈ જાઓ છો ત્યારે એ બોલતા હશે બાપ ત્યારે હું થતું હશે શબ્દ ટાચણું છે ટાચણાથી કંડારાય છે પથ્થર હોય પથ્થરમાંથી તમારે મૂર્તિ બનાવે હાથ ગમે એટલા જોડો કઈ થાય ગમે તેવું કોઈના મૂર્તિના શિલ્પના સૌંદર્યના ગુણ ગાવ તો એમાંથી પથ્થરમાંથી કાંઈ ન થાય એ તો ટીણું ટાચણું અને હથોડી લેવી જ પડે આ જે સદગુરોની કથા વાર્તા છે એ શબ્દ છે એ ટાચણું છે અને એનો જે જીવન છે એનો પ્રહાર છે એનાથી બધા મેલ ઉખડે છે કપચીઓ ઉખડે છે એમાંથી શિલ્પ તૈયાર નિર્માણ થાય છે ટીખુદાનભાઈ હમણાં આવ્યા હતા એટલે એ સેજે અમારે આમ મળે તો એને આનંદ આવે ને અમને આનંદ આવે એ બેઠા હતા હું ને બે જ હતા તેમણે વાત બહુ સરસ કરી મને કે આ સત્સંગનો મહિમા છો પછી મેં થોડી વાતો બધી કરી પછી એમણે એક વાત બહુ સરસ કરી એ કે સ્વામી વાત સાચી છે આપણે કહીએ ને કે કેવાથી જ થાય આ બધું અને મેં કીધું તમે અહીંયા આવો છો તો તમને તરત એમ થાય છે કે હાલો આપણે કોઈ સાધુ પાસેથી બે વાત સાંભળીએ નહીં તો તમે લોક સાહિત્યકાર છો ઘણું બધું તમને આવડે છે પણ છતાં શું કામ સાધુની ઈચ્છા રાખો છો કે અહીં સાધુ છે ને અહીંયા આવ્યા જ છે તો પછી આપણે ચા પાણી કરશું પછી આપણે જશું પણ પેલા થોડું સાધુ અરે બેસી લઈએ કારણ કે એમાંથી મળે છે એટલે એ મહિમાની વાત થઈ આ સત્સંગના શ્રવણની એટલે એમણે કીધું એકસો ને એક ટકાની વાત છે સામે સાચી વાત છે અમારું કલાનું ક્ષેત્ર છે અને આ બધા એમાં શરાબને સુંદરીઓમાં લપસી જતા એક પણ કલાકાર અત્યારે લગભગ બચે નહીં આ ક્ષેત્ર એવું છે અને એ ક્ષેત્રની લપસણી પાપમય આ બધી સૃષ્ટિને જોઈને મેં મારા દીકરા ભરતને કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પણ ભગવાન મેં શીખવાડ્યું નથી કે તું આ આ સ્ટેજ માં જાતો નહીં તું એમબીએ કર એમબીએ થયો નોકરીએ લાગી ગયો બધું કર્યું પણ મેં આ આ એને શીખવાડ્યું નહીં કારણ કે આજ હું બચી ગયો પણ આવતા જમાનામાં સ્ટેજ ઉપર બચવું એ બહુ ખતરનાક છે કઠણ છે એટલું લપસણું છે આ એટલું વિલાસી છે એક તો કાવ્ય સૃષ્ટિ છે આ બધું અને બધા બધા રસો આવતા હોય પણ સ્વામી મેં જયારે સ્ટેજ ઉપર જયારે આ પ્રોગ્રામ મારી યુવાન અવસ્થામાં દેવાનું જયારે મેં કર્યું આ ઘડતર મારા બાપનું નું ટાંચણું જોયો મારા બાપ કે ભીખુ હા સાંભળજો એક તો તે ઊંધી લાઈન પકડી કેવાય તો કે કેમ આપણો ચારણ નો ધંધો નહીં આ તો કે ધંધો ખરો પણ જમાનો બદલી ગયો અમે જયારે કરતા ત્યારે દિવસના બધું માંડતા હવે તમારે ઊંધું થઈ ગયું રાત હુવા માટે છે તમે જાગો અને દિવસ કામ કરવા માટે છે તો તમે હુવો આ ઊંધું છે પણ જોજે દીકરા એક સ્ટેજ ઉપર બેઠા હો ને તમે જયારે વાતો કરતા હો અને રસ ને સંસ્કારની તું જયારે વાત કરતો ભીખા અને એમાંથી એવી અધવચેથી કોઈ માણસ બે પાંચ માણસો ઉઠીને હાલતા થઈ જાય તો તું દુઃખ લગાડતો નહીં કારણ કે તું વાત સંસ્કારની કરે છે અને છતાંય કોઈ ઉઠીને વયો ગયો તો એને માનજે કે નિષ્ફળ ગયો છે તને સમજવામાં તું નિષ્ફળ નથી ગયો એમાં તારે શરમાવવું પણ નહીં અને દુઃખી પણ ન થવું પણ ભીખું યાદ રાખજે તું હલકી વાત કરે અશ્લીલ વાત કરે સંસ્કાર વિહીન વાત કરે અને પાંચ માણસ નહીં પણ એક માણસ ઉઠીને હાલતો થઈ જાય ત્યારે તારે આંખમાં આંસુ આવવા જોઈએ કે આજ હું નીચો ઉતરી ગયો છું આજે મેં સંસ્કારને છોડીને વાત કરી છે આ યાદ રાખજે ત્યારે તને દુઃખ થવું જોઈએ ભીખુ બીજી વાત યાદ રાખજે સ્ટેજ ઉપર તું બેઠો બધા સાંભળતા હોય ત્યારે બધા ખાલી સાંભળતા નથી હોતા તમે શું કરો છો એ પણ જોતા હોય છે માટે સ્ટેજ ઉપર બેઠા પછી ક્યારેય સ્ટેજ છોડવું નહીં આપણે કલાકારોની એવી બુરી મથરાવટી છે કે એ બધા પીતા હોય જો તમે ઉઠીને ક્યાંય જશો એટલે તરસ કે છે એ એકાદો પેગ ગટગટાવા ગયા છે તું નહીં પીતો હોય તો તારી છબી સારી નહીં રહે માટે સ્ટેજ પર બેઠા પછી બેઠો જ રહેજે અને કદાચ પેશાબ પાણીએ જવું પડે તો એકલો ન જતો સજ્જન કે સાધુને હારે લઈને જાય જેથી કોઈને શંકા ન જાય કે આ કોઈ દિવસ પીવે નહીં ન ઉઠવું એવું નહીં બને ત્યાં સુધી ઉઠવું નહીં ઉઠવું જ પડે તો એવાને હારે લઈને જજે જેથી કોઈને શંકા ન જાય ભીખો સાંભળજે જુનાગઢની બજારમાં તું નીકળ્યો હો તારી સગી બેન તને બજારમાં સામે મળે ને તો એને ઉભો રહેતો નહીં કારણ કે તને ખબર છે મારી બેન છે દુનિયાને ખબર નથી તારી બેન છે શું વાતો કરતા હોય છે ભાઈ દુનિયાને ખબર નથી તારી બેન છે અવનવી વાતો એના મનમાં જશે માટે સગી બેન પણ કાળવા ચોકમાં મળે તો ઉભો રહેતો નહીં પણ હા ભીખું સાંભળજે જરૂરનું કામ હોય તો ઉભો રહેજે પાછો ફાટી પડતો નહીં શું વાત કરે છે કે જરૂરનું કામ હોય તો ઉભો રહેજે તો પાછી દુનિયાની હાડેબારી રાખતો નહીં તો ઉભો રહેજે એમ ફાટી પડતો નહીં અને ભીખું સાંભળ કોઈ નિંદા કરે ને તો બધા એમ કે છે કે એને સાંભળવી નહીં હું તને કહું છું સાંભળજે એમાં સાચી નિંદા હોય તો ભૂલને સુધારજે અને ખોટી હોય તો ભૂલી જાય છે શું આ બધા ટાચણા છે સાહેબ હું તમને કહું કે તમને તમારા વડીલો તમને કોને આવા ટાચણા માર્યા અમારે સાધુઓને પણ આવી જરૂર હોય છે ત્યારે ઘડતર થાય શિલ્પ થાય છે બહુ બહુ બહુ મોટી મોટી બધી વાતો છે આવી ઘણી બધી જયારે વાત કરીએ ત્યારે સત્સંગનો મહિમા સમજાય છે પણ શબ્દ એ ટાચણું છે અને એનાથી આપણા સંસ્કારમય મૂર્તિનું નિર્માણ થાય છે એટલી વાત જાતે રાખું છું આનાથી આગળની વાત આવતા શુક્રવારે લઈશું બોલો સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો